એમને ગુરુજી આગળ બેસે એ કહે તે પ્રમાણે તમે માનવું પડે એમને ના એ તો એ તમારી પાછળ કે શું માતાની પાછળ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રામ રામ શું પૂછે કોણ છે હેમાબેન પૂછ જય સચિદાન પૂછો દાદા એ સિદ્ધાંત અને શ્રદ્ધામાં શું ફેર આપણે કહીએ કે દાદામાં મને શ્રદ્ધા પડી એનાથી મને સિદ્ધાંત સમજાય અને એનાથી આપણને મોક્ષ મળે એટલે એમાં શું ડિફરન્સ સિદ્ધાંત તમે જે કહ્યું કે દાદા ભગવાનથી એ વાત કરી એટલે કે દાદા ભગવાન એ પોતે એમની પર કોઈને શ્રદ્ધા આવે એવી રીતે રહ્યા જ નથી પરંતુ એ પોતે એવી રીતે રહ્યા વ્યવહારથી કે કોઈ પણ એમને મળે ને તે એમને ખાતરી રહી જાય કે આ છે બસ એ શ્રદ્ધા બેસી જાય એમને એટલે એમનું વ્યવહાર જીવન અને વ્યવહારથી એ જીવેલા એવું સુંદર રીતે ગયું કે પોતે શ્રદ્ધાની શ્રદ્ધાની જીવતી મૂર્તિ સ્વરૂપ બની ગયા માતાજીની આપણે આજે યજ્ઞ કરીએ હવન કરીએ પૂજા કરીએ છીએ થશે અને બધું આખા દિવસની બધી ક્રિયા પૂરી થશે એમાં માતાજી ઉપર આપણે શ્રદ્ધા રાખીને નવરાત્રિમાં કેટલું આપણે શક્તિની ઉપાસના શરીરની શક્તિની માતાજીના પર્વમાં નવરાત્રીના અદભુત પર્વમાં ચૈત્રી અમુક લોકોને બહુ મહત્વની હોય છે નવરાત્રિ અને આ દિવાળીના નિમિત્તે મહત્વ ધરાવે છે એમાં એ શક્તિની આરાધનામાં એ શક્તિની આરાધના આપણે ત્યાં એવી રીતે થાય છે કે શક્તિ એટલે સત્તા શું કહ્યું સત્તા એટલે કંઈક પોતામાં શક્તિ આવે તો એ શરીરે કરીને પોતે એવી સત્તા હોય કે જેના કરીને એ નબળીઓને પહોંચી વળી શકે શું કહ્યું નબળાઈઓને બધી રીતે પહોંચી કહી ગમે તેવી નબળાઈઓ આવે ગમે તેવું નિરાશ કરી નાખે એવા પર બધા વ્યવહારો આવે સમજાયું આપણને ડગમગતા કરી નાખે આપણે ગમે તેટલા સ્ટ્રોંગ હોય એને જ અળાવો કલાવી નાખે એ બધામાં આ શક્તિ કામ લાગે એટલા માટે આ શક્તિની આરાધનાનું પર્વ છે સમજ્યું આ ભારતમાં શક્તિની આરાધના આ આ રીતમાં થાય છે અને એના શક્તિપીઠો પણ આ કારણે છે આવી રીતે છે પરંતુ આ કળિયુગમાં એવી એવી ભક્તિ રહી છે ને શક્તિ માટેની માતાજીની કે જે શરીરમાં આપણા જીવનમાં આપણે કોઈને દુઃખ આપણાથી ન થાય એવી રીતે અને બહારથી ગમે તે પ્રકારના કોઈ પણ દુઃખ કે એવું બધું આવે એને સંપૂર્ણ રક્ષણ સ્વરૂપે આપણે આપણા માટે એ શક્તિ કામ કરતી હોય સમજાયું કે નહીં પ્રતિકારક નહીં શું કહ્યું પરંતુ એનામાં એવી તાકાત હોય છે શક્તિમાં કે એ શક્તિની સામે આવતા જ એમને પોતાને એ દુઃખ આવનારને પ્રતિકારક પડવું લાગે એ જ ત્યાંથી વળી જાય એ શક્તિ બહુ અદભુત છે બહુ અદભુત છે અને આ દુર્ગા માતા જગદંબા માતા અંબિકા દેવી અંબા માતા અંબા માતા દરઅસલ એ એમનું મૂળ સ્વરૂપ અંબિકા દેવી સ્વરૂપે છે અંબિકા માં અંબિકા માં અંબિકા એ શુદ્ધ બ્રહ્મચર્ય માટેના એમની આરાધના કરાવવા માટેનું અદભુત પ્રતીક છે માં અંબિકા એ કૃષ્ણ ભગવાનના સમયમાં નેમિનાથ ભગવાન થઈ ગયા એમની શાસન દેવી છે નવીના ભગવાનના શાસન દેવી છે મા અંબિકા એટલે અંબા સ્વરૂપ શક્તિ આવી આપણે છે એટલે શ્રદ્ધા અને શક્તિ કઈ ને સિદ્ધાંત તો શ્રદ્ધા અને સિદ્ધાંતમાં એવો ફરક છે કે શ્રદ્ધા બે પ્રકારે હોય એક તો લૌકિક પુરુષાર્થથી પણ હોઈ શકે છે એને વ્યવહાર પુરુષાર્થ લૌકિક વ્યવહાર પુરુષાર્થ કયો એટલે કે સાધનથી એ સાધનના સરખાપણા ઉપયોગથી કે પોતે દુઃખી ના થાય અને પોતાથી કોઈ પણ દુઃખી ના થાય એવી રીતે પુરુષાર્થથી કામ કરે લૌકિકમાં પણ એથી કામ કરે છે આ કાળમાં એ સરખી રીતે કામ કરવા માટે એની શ્રદ્ધા અટલ અચળ હોવી જોઈએ એ પછી કોઈ પણ દેવ દેવી કોઈ પણ એની માન્યતા પ્રમાણે એની હોય પ્રકાર સમજાય શ્રદ્ધાએ કરીને એટલે શ્રદ્ધાએ કરીને એનો સિદ્ધાંત શું છે તેના પર આધાર રાખે છે પરંતુ આ કાળમાં આ સત્વ રજસ ને તમસ સ્વરૂપી પ્રકૃતિ અને એના આધારો એમાં જે ત્રણમાંથી જેનું પ્રબળપણું હોય એ પ્રમાણે શક્તિ કામ કરતી હોય બધું મિક્સર જ હોય છે પણ એક કોઈ પણ એકનું પ્રબળપણું હોય છે એમાં અને બેનું પણ મિક્સર હોય છે ત્રણ બધ ઘણી રીતે હોય પરંતુ સરવાળે જે જે બાજુ વલણ લેતું હોય એ પ્રકારે એ શક્તિની આરાધનામાં અને શ્રદ્ધા એ શ્રદ્ધા એ કરીને શક્તિ એને એ સિદ્ધાંત એવી રીતે હોય દરેકનો એ લૌકિક સિદ્ધાંત થયો એ પુણ્યનો માર્ગ થયો પુણ્ય પાર હા શું કહ્યું હવે એમાં એ સિવાય તમે દાદાની વાત કરી એટલે અલૌકિક છે દાદા એ વ્યક્તિ નથી શું કહ્યું વ્યક્તિ નથી વ્યક્તિ નથી પરંતુ એ દાદાઈ શક્તિ જે છે તે દાદાએ વ્યક્તિ ન હોવાને કારણે દાદાઈ શક્તિ એ મૂળ દરઅસલ શક્તિ છે એટલે વ્યવહારમાં વ્યવહારમાં કામ કરવા માટે આપણા બધા વ્યવહારોમાં એ આજ્ઞા શક્તિ જેવું કામ કરે એટલી બધી અદભુત અલૌકિક દિવ્ય શક્તિ છે એમની કારણ કે એ શક્તિએ કરીને એમની જે સત્તા છે કે ચાહે શો કરી શકે શું કહ્યું ચાહે સો કરી ચાહે શો કરી શકે કશું કર્યા વગર કશું કર્યા વગર એમનું શરીર હાલતું ના કશું નહીં કોઈ નહીં અરે અહીંયા હાજર ના હોય જ્યાં ના હાજર હોય ત્યાં પણ એમનાથી એ કામ બને એટલું બધું એવી અદભુત શક્તિ છે એટલે આને આદ્યા શક્તિ કહી બધા માલિકીપણાથી શરીરના બધા મારાપણાથી શરીરના અને બધા અહંકારે કરીને કે જે શરીરને લગતા છે ત્યાંથી સંપૂર્ણપણે મુક્ત થયેલા પોતે હોય ત્યારે તે અનામી અરૂપી અમૂર્ત આ નામી રૂપી અને મૂર્ત શરીરમાં એ આખા પ્રગટ થઈ ગયેલા હોય પ્રત્યક્ષપણે બધાને એ પ્રત્યક્ષપણે બધાને ફળી શકે એવી રીતે અને પ્રત્યક્ષતા કહી એ ફળી શકવાની શક્તિ છે પરિણમન શક્તિ એને કારણે પ્રત્યક્ષતા છે પ્રત્યક્ષતા એટલે પ્રગટ થઈ ગયેલા અને પ્રગટ થઈને પોતે જ પોતાના માટે પ્રગટ થઈને પોતે જ પોતાની માટે રહે એવી રીતના આવું છે સમજાયું આ વ્યવહારમાં ભક્તિ માર્ગમાં આપણા એમાં અને નરસૈયાની ભક્તિમાં એને શું કહ્યું અને કવિઓએ કે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એવું એવું કહ્યું સમજાયું ને એટલે દિવ્ય બધું પ્રકારો બની જાય છે એટલે એમાં સિદ્ધાંત પછી તો સિદ્ધાંત વગર તો એ શ્રદ્ધા હોય જ નહીં એટલે આવી સજીવન મૂર્તિ વગેરે બની શકે નહીં અને સજીવન મૂર્તિ ના હોય તો આપણે આજે કારે જે મૂર્તિ મંદિર સ્થાપના ચિત્રપટ કોઈ પણ પ્રકારે આપણે આરાધી શકાય છે આવું છે કોઈને માન્યતાથી હોય તો અંતરના સ્તર પર કરીએ બધા ત્યાગીઓ કરે ત્યાગીઓ સંસારીઓના બધું સાધન જોઈએ આવું છે આ ચાલે છે ભાઈ કીધું હે થોડુંક ચલાય ને ચાલુ જ છે ને ભલે કંઈ નહીં આ પંખા બધા ચાલુ કરી લે બધા જોઈશે આજે તો હજુ તો આ બધો ટાઈમ એનો છે ઓક્ટોબરિયો પેલા પંખો ચાલુ કરે ને નહીં ચાલે એ બધે હવા ફરી વરે આ બાજુ કર કરો આ બાજુ લો પંખા ચલાવવા પડે એટલે ફૂલ સ્પીડમાં આજે બધાને જરૂર પડશે દાદાજી આદ્ય એટલે શું નવીન આનંદ પૂછે છે આદ્યા એટલે શરૂઆતને અંત વગરની શું કહ્યું એ તત્વ સ્વરૂપ છે આખી એ કાયમની તત્વ એટલે કે જેનાથી આ જગત અતું છેર કાયમનું રહેવાનું છે જેને સ્વયંભૂ સ્વરૂપે કહેવાય છે એમાં એ મૂળ આ આદ્યાશક્તિ કામ કરે છે આદ્યાશક્તિ આદ્યાશક્તિ એટલે હું ને મારા પણ હા અને આવી રીતે કામ કરે પછી એટલે કામ કરતી કરતી એમાં દિલવાળા મળે એ બધા માથાવાળાને દિલના કરવા કરતી જતી જાય નહીં સમજાયું એવો એ બધી શક્તિ છે પણ એ દિલવાળા બહુ ઓછા મળે એટલે જયારે મળે ત્યારે કામ થઈ જાય આજે કોઈને દિલ્લગી લાગતી નથી એ દિલવાળા દેવા હોવા જોઈએ ને દિલ્લગી લાગે તો દિલ્લગી એટલે શું સમજે છે પોતાની ભાષામાં લઈ જાય પાછા એટલે હૃદયની વાતો છે આ બધી અને આખો અક્રમ માર્ગ દાદાનો માર્ગ હૃદયનો માર્ગ છે શું રીટાબેન કહ્યું હૃદયનો માર્ગ છે આખો અને પહેલેથી ચાલ્યો આવેલો એ આદ્યાશક્તિ ત્યાં કામ કરે છે મૂળ મૂળ એનું સ્થાન એટલે તો મહાલક્ષ્મીજીને કમળનું સ્થાન આપ્યું છે કમળના સ્થાનમાં એમને સ્થાપના કરી છે મહાલક્ષ્મીજીને અને સરસ્વતીજીને પ્રતિક મોર છે મોરનો ટહુકો ગમે તે નહીં બધાને પણ ભાદરમાં મોર નથી ભાઈ સમીર કઈ ગયો વિપુલ કોઈ કઈ ગયા ભાદરના બધા પ્રવીણભાઈ મોર ખરાક નહીં અહીંયા કે છે સમીર તને મોર ગમે જ ના ગમે તો હું કહેતો જ ગમે હે પીછા વગર કેમનો કરા કરવાનો છે આપતા પુત્ર કે છે કે આ મહાત્મા અમારા પીછા છે કે છે શું મહાત્મા ના તમે શું ખબર હું શું ખબર ખાલી ફૂકા થઈ જઈએ એ ખીલે મહાત્મા હોય તેમ ખીલે મહાત્મા એટલે શું કે સામે જે ઉપર હોય છે કોઈ એમને એવું પક્ષ નથી કંઈ કે આ મહાત્મા છે ના નથી શું પરંતુ એ પોતે જે પદને પામ્યા છે એટલે દિલથી એ એટલું રહ્યા કરે કે ભાઈ મહાત્મા એટલું તો રહેવાનું પણ એને પક્ષ લીધો ના કહેવાય સમજાયું એને બધે બધે રહે કેવી રીતે તો કે ઉદાસીનતાથી કેવું રહે એટલે મહાત્માનું અમને મારા લાગે ખરું કે મહાત્મા પણ અંતરથી દિલથી બધા માટે છે એટલા માટે ઉદાસીન ભાવ ઉદાસીન ભાવ નહીં તો એ સામે બધાને એક્સેપ્ટ થાય નહીં એક્સેપ્ટન્સ થવું બહુ મુશ્કેલ છે ઉદાસીન ભાવ વગર કોઈને બધાને સ્વીકાર્ય ના થઈ શકીએ આપણે શું કહ્યું ઉદાસીન ભાવ વગર શું કહ્યું ઉદાસીન ભાવ એટલા બધા રૂપો દેખાય છે પરંતુ હવે કોમન તત્વ દેખાયા કરે આ જુદાઈપણું બધું દેખાય છે જુદાઈપણું ના હોય એમાં પરંતુ આ બધું વાતોમાં અને શબ્દોમાં નથી જતું દાદા મને અમે આવતા ત્યારે ફોન આવ્યો હતો હર્ષલાબેન એમના ઘરે રહ્યા હતા કોણ હર્ષિલાબેન હર્ષિલાબેન હા તે આ વખતે આવ્યા હતા જન્મ દિવસને દિવસે એમને અમદાવાદમાં કોઈ ઓળખાણ નતું એટલે મેં કીધું નો નંબર આપ્યો તું ફોન કરીને કહેજે તને લેવા આવશે દૂર રાખો દૂર રાખો તો તને લેવા આવશે એટલે દાદાજી એ મિનલ મેને ઘરે ઉતર્યા હતા અહીંયા વડોદરા અમદાવાદ અમદાવાદ હર્ષિલા હા એના ભાઈને ત્યાં મિનલ મિનલ નેતા તો પછી દાદાજી હર્ષિલાબેન તો અત્યારે વડોદરા આવી ગયા વડોદરા આમ બોલવા તમે બિલકુલ પલજા પડે છે વડોદરા વડોદરા આવી ગયા તે મને કે છે મિનલબેનનો ઓપિનિયન મને કે છે કે હર્ષલબેનને મળ્યા પછી હેમાબેન કેટલી ભવ્ય ઓળખાણ થઈ મને કે છે કે એ કેવી રીતે રહે છે ખબર નથી પડતી કે છે કે હા કે જે હર્ષિલાબેન એટલી સરસ રીતે મારી સાથે રહ્યા મને એક તે એવી સરસ ઓળખાણ કરાવી કે છે કે ખબર હા હા મને કે એટલી સરસ ઓળખાણ કરાવી અને આટલા મોટા અર્સલાબેન આર્કિટેક્ટ એન્જિનિયર બે વાર સાઇટ પર લઈ ગયા એને જોવા માટે પણ કે અંદરથી એવું ના બતાવે કે હું આર્કિટેક્ટ એન્જિનિયર છું અમેરિકામાં રહું છું આટલી નોકરી કરી છે નામ જ્યારે બીજા બધા મહાત્મા આવે ને તે કે આટલું લેક્ચર મહાત્મા ને મહાત્માની બહારના મહાત્મા લેક્ચર મારે કે આમ છું તેમ છું ફલાણું છે ને એમ છે અને એમને કોઈ દિવસ સગવડ મળે કે ન મળે પણ એ એવી રીતે રહ્યા છે મહાત્માની ખાસિયત આજે બહુ મોટો ફાયદો કહેવાય એ આર્કિટેક્ટ આ આર્કિટેક્ટ બે ભેગા થયા અને ઘરમાં રહેવાનો યોગ આવ્યો એને ઋષભને ઘેર હતા ના એના ઘરે એને ઘરે રહ્યા હતા તો આ નજીક આવે રહેવાનો યોગ મળ્યો તારે એકબીજાથી શીખવાનું મળ્યું એકબીજાથી શીખવાનું મળ્યું સમજાયું ને કે હું આ છે આટલા વર્ષોથી છે આટલી છે ને આ અહીંયા ભણેલી હું અહીંયા એટલે મારાથી આગળ આટલી સિનિયર આમ તેમ બધું જ સમજાયું અને એ હર્ષિલાબેન ને બે સાથે ભણેલા એવો એમની સાથે ભણેલા ભાઈ આજે વાસદ આર્કિટેક્ચર કોલેજના પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલ છે એટલે આ મિનલબેન તો જરાક આગળ પડતી છે અને થોડું માસ્ટર કર્યું હતું પાછું એના કારણે એ પાછા એકબીજાને જાણે જો કેવું કેવું બને છે આ સાથે ભણેલા અને હર્ષિલા આવી છે અને આનામાં કંઈ મારા પણ જેવું દેખાતું જ નથી કે કઈ જાતનું બોલો આટલું આર્કિટેક્ટને આ અને મને જ જાણે કે આર્કિટેક્ટ છું ને માસ્ટર કરું જાણે શું શું છું એવું લાગે છે બોલી નાખું જયા આગળ એમ કરતાં ફાયદો થાય છે આ બધો હમ આ તો બહુ સારું કહેવાય મહાત્માઓ મહાત્માને મળે એનો મોટા મોટો ફાયદો જ આ છે અને બધા આપણે અનુભવ થાય છે આપણા બધાને દરેકને અનુભવ થાય છે પ્રકૃતિઓ તો જુદી જુદી હોય જ પરંતુ એમાં જુદાઈપણું આપણને દેખાતા પણ ના દેખાય દેખાતા પણ ના દેખાય કારણ કે આપણી આંખો હવે વ્યવહાર દ્રષ્ટિથી જોતા એ ટેવાઈ લે છે શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિથી એટલે કે કોઈને પોતાની સ્વતંત્ર સત્તા નથી એવી રીતે આ આંખોથી જોવા તો એમાં મારી એ આંખોની સત્તાથી નથી મારે જોવાનું એ વ્યવહાર દ્રષ્ટિથી છે કારણ કે આંખો પોતે જ વ્યવહારથી છે અને વ્યવહારથી જુએ છે એમાં બીજા બધા જુદા જુદા રૂપો બધા દેખાય એમાં બધા વ્યવહાર જ દેખાય છે ને બીજું શું દેખાય એ બધા વ્યવહારથી છે જુદાઈ પણ છે વ્યવહારમાં પણ વ્યવહાર દ્રષ્ટિથી છે એટલે એક દેખાય બધું શું કહ્યું એમાં ધીમે ધીમે સમજાતું જાય આપણને ધીમે ધીમે સમજાતું જાય કે હું પ્રવીણને સારી રીતે જાણું છું શું કહ્યું હા હું પૂછું પ્રવીણભાઈ તમને કે તમે કોણ છો તરત જ કહો કે આ વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રવીણ છું પણ નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું આ જવાબ આપો હમ પણ આપણે એકબીજા છીએ પૂછીએ તમને આપતા પુત્ર પૂછીએ તમે કોણ છો જટલી નામ જાણે કે પોલીસ પાછળ પડ્યો ને એવી રીતે કોણ છો ત્યારે હું પ્રવીણને હારીને જાણું છું એટલું કહી દેવાનું તમારે હું પ્રવીણને જાણું છું કે એટલું તમારે કહેવાનું કારણ કે બધા દરાઈને પૂછતા હોય તમને કોણ છે ના સમજુ હું પ્રવીણને જાણું છું જવાબ આવી ગયો કે નહીં અધૂરો રહ્યો જવાબ ના અધૂરો નહીં બિલકુલ પતી ગયું કેવું તમને શું લાગે સાહેબ વિસ્તાર શું દાદાજી પૌદ્ગલિક શક્તિ અને આત્મિક શક્તિ પર વિશેષ શું કહે છે પૌદ્ગલિક શક્તિ પોઝિટિવ પૌદ્ગલિક શક્તિ અને આત્મિક શક્તિ એ બહુ સુંદર બહુ સુંદર બહુ સુંદર પૌદ્ગલિક શક્તિ એ આત્મિક એટલે આત્માની અનંત શક્તિવાળા આત્માનું સ્વરૂપ છે એ આત્માની શક્તિમાંથી ઉદ્ભવેલો પડછાયો છે એટલે પડછાયા શક્તિ છે શું કહ્યું પડછાયા શક્તિ છે પડછાયા શક્તિ એટલે પડછાયો પામેલી એવી એ પડછાયોમાં પામેલી પડછાયામાંથી વિલીન થતી જતી શક્તિ છે આખી સમજાય છે પડછાયામાંથી વિલીન થતી જતી પણ ક્યારે એ શરૂઆત એની ઇનિશિએશન એનું શરૂઆત ન થાય ત્યાં સુધી એ વિલીનતામાં પરિણમવા માટેનું એનું આખું પ્રોસેસ ચાલુ ના થઈ જાય સમજાયું હા એનું પ્રવહન એનું ચાલુ ના થઈ જાય એ પ્રવહન કયું કે પડછાયાથી મુક્તિ પામવાનું શું કહ્યું પડછાયાથી મુક્તિ પામવાનું પડછાયો ક્યારે મુક્તિ પામે કે આ શરીરમાં પણ બધું રહેલું બાકી છે એ બધું મારા પણ ધીમે ધીમે ઘૂસાતું જતું જાય સમજાય છે હા એટલે શરીર આ કાળમાં કળિયુગમાં પણ આપણે આજ્ઞાધર્મથી છેલ્લા શ્વાસ સુધી એટલું બધું ઘૂસાય કારણ એટલો પડછાયો તો એટલો બધો તો વિલીન નહીં થઈ જાય પણ એમાં ઘણો બધો ફરક આવશે હું તમને કહી દઉં કારણ કે પડછાયો પૂતગલ શરીરનો પડ્યો છે શું કહ્યું પૂતગલ શરીરનો પડ્યો છે આત્માને પડછાયો ના હોય બરાબર શું આત્માને પડછાયો ના હોય એના આત્માના પોતાની અનંત શક્તિઓ કરીને ક્રિયાકારકમાં ક્રિયાત્મક પણ છે કારકપણે તે પોતે પોતામાં પોતા સ્વરૂપે પોતાથી પોતા વડે પોતાએ સ્વરૂપે જ આખું વિલીન થઈ જવા પામ્યું છે અંદર અંદર જ હોય છે અને એમાંથી કશું બહાર જતું નથી કશું અંદર આવતું નથી સમજાયું એ પાઠથી અંશોથી પણ નથી આવતું અને સૌઅંશ એટલે એટલું બધું સુંદર સૌરંશ છે એટલું સુંદર એટલે કે વેદાંતમાં અને બધામાં જ આ પેલો પૂર્ણ સ્વરૂપનો શ્લોક કયો ને કયો બોલો કોને આવડે છે એક જણ સરસ રીતે બોલો એક સરસ રીતે બોલો ધીમે રહીને ગામમાં પૂર્ણ છે ના ના બધું બહુ મોટો અવાજ આવે આઘું રાખો ગુજરાતીમાં સાહેબ બોલું છું થોડું આઘું રાખો બોલવાનું પૂર્ણમાંથી પૂર્ણ નીકળે તો પણ મારે તો સંસ્કૃત જોયું મને આવડતું ને શીખવું છું અરે સાહેબ થોડુંક ભૂલો પડશે એમાં <laughs> પણ એનો અર્થ સરસ ગમે એવું છે પૂર્ણ મિદમ પૂર્ણ મેવા શિષ્ય તે કોને આવડે છે ગીતા અરે બોલ બોલ આવી સરસ આવી છે ને બોલ દાદાજી મને આખું નથી આવડતું અરે પ્રકાશ આવું એ શીખવાડ્યું નહીં ચાલો બોલો ઓમ પૂર્ણમ ઇદમ પૂર્ણમ થોડું ડિસ્ટન્સ રાખો થોડું પૂર્ણમ અદ ઓમ પૂર્ણમ અદ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે ધીમે ધીમે બોલો એક એક શબ્દ ઓમ પૂર્ણમ અદ પૂર્ણમ ઇદમ અમને બોલવા દો પૂર્ણમ પછી પૂર્ણમ અદ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણશ્ય પૂર્ણમાદાય પૂર્ણશ 문화예요 없이 쳐대. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પૂર્ણ જ રહે છે પૂર્ણમાંથી પૂર્ણ કાઢી નાખો કે અંશે કાઢી નાખો તો પણ એમાંથી કશું ઘટતું જ નથી પૂર્ણમાં અંશથી ઉમેરો કે સર્વાંશથી ઉમેરો તો પણ તેનું તે જ રહે છે પૂર્ણ પૂર્ણ જ છે એટલે આપણા ભારતની સંસ્કૃતિ જુઓ એટલા માટે દાદા ભગવાને ત્રણ મંત્રો ભેગા કર્યા છે આખી શક્તિનો બધો જ સ્ત્રોત એમાં આવી ગયો છે કે જે બધા શક્તિશાળી પુરુષો હતા એમને નમસ્કાર કર્યા છે અને શક્તિશાળી પુરુષોને નમસ્કાર કરવાથી એમના અધિષ્ઠાતા દેવ દેવીઓ જે છે એના પાછળના એ બધાનો આપણને લાભ મળે છે ચંદુ એ છે કે આજે તો મજા કરી તમે તો આયા છે બેન થઈ ગઈ ક્યાં છે અચ્છા સવારમાં ભક્તિ બોલાવી દીધી ને આનંદ થયો નહીં એટલે આવું છે આ તમે કહો સાહેબ અને આ બાજુનું ફેરવો ને એનું એ બધું આપણે આપણે વહેંચણી કરી નાખો આ બાજુ આટલું છે જ ફેરવ્યા કરો લાંબો વાયર છે ને લાંબો છે ને વાયર દાદાજી પૂર્ણની વાત કરી હા આપણી લેંગ્વેજમાં એટલે કે આપ સમજાવો છો એ ભાષામાં સમજવું હોય તો એને સેન્ટર કહીએ તો ચાલે પૂર્ણ એટલે સેન્ટર ને બધા સમજશે નહીં શું સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ શું સ્વ વ્યાપી અને સર્વ સર્વંશ વ્યાપી સર્વવ્યાપી અને સર્વાંશ સર્વવ્યાપી અને સર્વ પાછું હવે એને બધું કેમનું સમજાવીએ અને આજે ભગવાનની માન્યતામાં આખે આખા આપણા વિશ્વનું આપણા જગતનું કોઈ એવું નથી ભગવાનમાં ના માને ના માનનારો એ માને છે પણ ના માનવાથી માને એટલું જ કારણ કે હું માનું છું ને એવું કહે છે ને પાછો કે ભગવાન નથી એટલે એવી રીતે સમજ્યા ને એટલે આ તો બધા જ સમજે આ પધારો અહીંયા અહીંયા બહુ સરસ ખુરશી મૂકી આપેલી એટલે ખુરશી ગોઠવો પેલી કોઈ ના ના અહીંયા બેસી મારી જોડે થોડા અહીંયા થોડુંક બેસો આજે હવે હા આજે તો તમારા આશીર્વાદ લેવાના થોડુંક થોડી વખત દેવો થોડુંક વખત હા હા રણછોડરાયજીના રણછોડરાયજીના પુત્ર છે હવે તો શક્તિ બરોબર નથી હું જાણું છું હું જાણું છું થઈ જશે બધું થઈ જાય હું પાંચ પછી ભલે ભલે ભલે ભલે ધીમે ધીમે મૂકવા આવશે હમ એ ટેકો દઈને બેહો આને આને આને આને આને આને હું કઉ છું મારી વાત સાંભળો મજા આવશે ચાલો કીકાભાઈ પેલો પૂર્ણનો શ્લોક બોલતા હતા પૂર્ણનો એની વાત કરી તે એમને પૂછ્યું કે પૂર્ણ એટલે કેન્દ્ર સ્વરૂપ ને બરોબર છે કેન્દ્ર સમજાવવું સહેલું નથી કેન્દ્ર કેન્દ્ર એ સમજાવવું સહેલું નથી એ વર્તુળ વગર નહીં સમજી શકાય કેન્દ્ર કેન્દ્ર ને વર્તુળનો સંબંધ છે શરીર એ વર્તુળ છે આખું મનથી છે વાણી વાચાથી છે અને દેહના વ્યવહારથી છે બધી રીતે એવું બધું વર્તુળ કુંડારું છે જબરજસ્ત એ અંદર એ અંદર બધું ગુમાયા કરે છે અને બહારે બધું બધું ફેલાયેલું બહાર ગુમા ગુમા કરે છે બહારથી થાકે પાછું અંદર આવે અંદર થાકે અંદરથી બહુ કંટાળ આ શું ઘડી ઘડી આવતો તો બહાર ફરવા દે મને બહાર ગયા આવું કરે છે વ્યવહાર કુલ તમે આપ આવ્યા છો જય સચિદાન એવું છે આ તો એટલે કુંડાળા સિવાય વર્તુળ નહીં સમજી શકો એટલે કે વ્યવહાર સિવાય બ્રહ્મ બ્રહ્મ સામે લટકાતા રહે એ સમજણ સમજાયું નથી બહુ કવિઓ અને ભક્તો બધા બોલી તો જાય બધા એ શબ્દ પ્રમાણ નથી એ અનુભવ પ્રમાણ છે સ્વાનુભવ સ્વાનુભવ પ્રમાણ છે સાકર મીઠી છે સાકર મીઠી છે એ અનુભવથી છે જેને સાકર મીઠી ચખાઈ છે અને એનો અનુભવનો સ્વાદ થયો છે એના માટે છે નહીં તો પછી કેવી મીઠી આવી મીઠી તે મીઠી શાસ્ત્રો વાંચો આ તે આ દેવ દેવીઓ માતાજી આ બધા મીઠા મીઠા છે તો એમની પાસે સમજીએ કેવી મીઠી છે જોઈએ <laughs> સમજે બહુ આનંદ હવે એમને જરાક જવાના જાઓ લઈ જાઓ એમને બહુ નબળાઈ છે આજે આરામ કરવો પડશે ખૂબ આશીર્વાદ બસ બસ શું આશીર્વાદ આપણા અમેરિકા આ ભાદરણના વડીલ છે અમારા વૈદ્યરાજ છે બહુ જૂનામાં જૂના કોણ ભાદરમનું આવ્યું છે કોણ મને આવે આ ઊંચા કરી દો આગળ જે આપણું તો વાતો કરો કે આપણે તું ભાદરમની મંજૂર રાખીએ જા પણ આ તો અહીંયા રહેશે બીજું કોઈ છે પાછળ પાછળ બેઠા છે બધા તમે કેમ ના આવતું કર્યો વૈદ ના કરે સાધુ પુરુષ બે હાથ ઊંચા કરો હે એક વખત દાદાજી હતા ને ત્યારે બધા ભાદરા મારા ફોટા પાડતા એ ની જે ભાદરા વાળા બધા દાદા પાડતા એ ફોટા પાડતા આપણે બધા નોન ભાદરા વાળા હતા ને તે મોડા વખત નહીં બેઠા એટલે કે દાદા હવે અમારો જન્મ થયો ને નેક્સ્ટ ટાઈમ આ ક્યાં થશે કે પેલા ઢીલા પડી ના એ તો એક જાતનું ઋણ અનુબંધ છે ઋણ અનુબંધ ઋણ અનુબંધ તો હોય જ શું એટલે કંઈ અમેરિકામાં ગયા કોઈ ભાદર હા ભાઈ આય આય ભાઈ આય કહીને એટલું બોલાવે એટલે એટલું તો કરે વાતો કરે આ બધું આપણું જીવન કયું શું છે કે ઋણ એટલે કે દેવાનો ભાર ઋણ એટલે ભાર અને આપણે હલકા બિલકુલ હલકા અંદર વજન જ ના મળે ને એટલે એના માટે આ ભારતનું જીવન છે આપણું ઋણાનુબંધથી મુક્ત થવા માટેનું ઋણાનુબંધ ઋણ ને અનુબંધ એકબીજાના બધા એવા તો ફર્સ્ટ ક્લાસ સંકળાયેલા આ વખતે બધાને ગૂંથણી બહુ સારી ગમે તો કપડાં બહુ સરસ જાત જાતના શું વાત કરીએ કોઈને સાટીન ગમે કોઈને રેશમી ગમે કોઈને આ તે જાત જાતનું અને જેમ ઝીણું એમ બહુ પાછું સારું લાગે સરસ થયેલું હો કે હમ કે પછી બહેનો શું ખોરે પેલી ફિલ્લેની ફિલ્લેની મિલની મલમલ ફરે હે નહીં બહુ પાપા અને ભાઈઓ પેલું બોસ્કી શું ઘર ડબલ ગોળા બોસ્કી એવું એવું ઘર દાદા નતું એ જૂનું હતું જૂનામાં આજથી સિત્તેર સાહીઠ સિત્તેર વર્ષ પહેલા એવું હતું તો ચાલો જય સચ્ચિદાન તો જમાવો તને આપણે સાહેબ કંઈક ફર્સ્ટ ક્લાસ ધમધમાવો અમારા બાદરાના મોટા પ્રોફેસર સાહેબ સિનિયર પ્રોફેસર સાહેબ Thank you. <laughs> <laughs> દાદા પ્રભુ આજે ઉપવાસ કરવાનો છે બધા હજે બધાને જમવાનું મળશે પ્રસાદ ખાવાનો જ માતાજીનો છે સમીર બધાને ઉપવાસ કરાવવાનો છે અત્યારે પણ માતાજીનું પ્રસાદ છે હજે એમ સારું તો વિપુલ ત્યારે ત્યાં સગા મળ્યા હતા કોઈ કોણ ઓસ્ટિનમાં હા ઓસ્ટિન ઓસ્ટિન ખરા એવું છે હા બરાબર એ જ મળ્યા હતા એ આવ્યા હતા એ અમારે પણ અંદર પેલું એક એમાં હતું આપણા સોનલબેનના સાસરીમાં એટલે આપણા દિલીપભાઈના એમાં એના આપણા પ્રજ્ઞાના સત્સંગમાં જય સચિદાનંદ અંબે માતાના લાલાને બાધુ રાખડી રે લોલ અંબે માતાના લાલાને रक्षण कर जो वीरा सौंपू कर्मज दास रे लो रक्षण कर जो वीरा सौंपू कर्मज दास रे लो अम्बे माता नाला ने बादु राखड़ी रे लोल अम्बे माता नाला ने बादु राखड़ी रे लोल रक्षण कर जो वीरा सौपू कर रक्षण कर् रे लो एकाचा सूतर तंते वाची ले जो लागरी रे लोल काचा सूतर तंते वाची ले जो लागरी रे સાધિકારી છોઠારો ઠારો આતડી રે લોલ મોક્ષાધિકારી છો વાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ કાચા સૂતર તંતે વાંચી લેજો લાગણી રે લોલ કેવળ મુક્ષાધિકારી છો ઠારો આતળી રે લોલ કેવળ મોક્ષાધિકારી છો સચ્ચી આઝાદી વર્તે એવી દો જાગૃતિ રે લોલ સચ્ચી આઝાદી વર્તે એવી દો જાગૃતિ રે લોલ છે ભગવત રૂપે નિજરે એવી હોજો પ્રાકૃતિ રે લોલ ભગવત રૂપે નિજરે એવી હોજો પ્રાકૃતિ રે લોલ સચ્ચી આઝાદી વર્તે વિદ્યો જાગૃતિ રે લોલ સચ્ચી આઝાદી વર્તે यो जागृतिरेयो એ ભગવત રૂપે નિજરે એવી હો જો પ્રાકૃતિ રે લો ભગવત રૂપે નિજરે એવી હો જો પ્રાકૃતિ રે લો सर्वे संयोगे सन्तुष्टि जरता सातडी रे लोल सर्वे संयोगे કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન કાઠડી રેલો કેવળ જ્ઞાન સ્વરૂપે ઓગળજો મન કાઠડી રેલો નિર્મલ કરુણાથી તરતી દાદા આખડી રે લો નિર્મળ કરુણાથી નીતરતી દાદા આખડી રે લો તૈના દ્રષ્ટિ શીખ કે જીવ બને છે મોક્ષગામી લોલ તેના દ્રષ્ટિથી કે જીવ બને છે મોક્ષગામી લોલ અંબે માતાના લાલાને બાદુ રાખડી રે લોલ અંબે માતાના રક્ષણ કરજો વીરા સોંપું કર્મજ કાસડી રે લોલ રક્ષણ કરજો વીરા ગમે તેવી ગાંઠો બાળી કરશે કાતડી રે લોલ ગમે તેવી ગાંઠો બાળી કરશે કાતડી રે કારણ મોક્ષની કેડી ગલિયું છે શુદ્ધ સાકળી રે લોલ મોક્ષની ગયું છે સુડતા તળી રે લોય જેના રુદિયે બાંધી અવિરત સત્સંગ સાંકળી રે લોલ બાંધી અવિરત સત્સંગ સાંકળી રે લોલ તેનાંતર તલનું ચેતન જગવે આપવાણી લોલ અંતર તલનું ચેતન જગવે આપવાણી લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ પૂરી વૈજ્ઞાનિક ને સૈદ્ધાંતિક તે વાતડી રે લોલ કલ્પિત સુખથી વૃત્તિ નિજ ગરવારે સતવાણી રે લો કલ્પિત સુખથી વૃત્તિ નિજ ગરવારે સતવાણી રે લો એ અમૃતવાણીની સર્વાણી વેદક વાસળી રે લો અમૃતવાણીની સર્વાણી વેદક વાસળી રે વેદક વાણી જોશે કુલે અંતર આખડી રે લોલ વેદક વાણી જોશે કુલે અંતર આખડી રે લોલ અંતર છૂટે ત્યાં ખુલે છે અંતર આખડી રે લોલ અંતર ખુલે ત્યાં ફૂલ છે અંતર આખડી રે લો દાદા દુનિયા ભર ખારી નાખો મોહાગની રે લો દાદા દુનિયા ભરની બાળી નાખો મોહાગની રે લો દાદા દુનિયા ભરની ખારી નાખો મોહાગની રે લો દાદા દુનિયા ભરની બાળી કરી નાખો મોહાગ્નિ રે લોલ કેવળ મોક્ષાનુભવકારી પરગટ મોક્ષદાની લોલ કેવળ મોક્ષાનુભવકારી પરગટ મોક્ષદાની લોલ માટે દાદા દાદા દાદા બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા બીજું કઈ ના માટે દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ન બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ન બોલ માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ન બોલ માટે દાદા દાદા એ તો એ બધા એવા છે સાસણના સગા જ નહીં એટલે તમે બધું છોડી દો તમને મેં કહ્યું તે સાંભળ્યું નહીં તમે એ સુના હતું મને ખ્યાલ તમે થોડા તટસ્થ થતા જઈએ તો બહુ સમજાતું જશે સત્સંગ કરીશું થોડો અનુભવ અનુભવ જ્ઞાનસૂત્રો સત્યાવીસ એકવીસ ને મણિભાઈ આર પટેલ કાવીઠાવાળા પૂછે છે કે સત્યાવીસમી અનુભવ જ્ઞાન સૂત્રોની શ્રેણી છે એમાંથી પૂછે છે એક તો એમને સ્વરૂપ વિજ્ઞાન પેલું નટુ કાકાનું જે છે એમાંથી પૂછ્યું છે એક હજાર પાંચસો સિત્યાસીઓ નંબર છે પ્રકૃતિ સારી રાખવી હોય તો દેવીઓની હેલ્પ લેજો વાઘસિંહ એ એમની શક્તિ બતાવે છે આ સત્સંગમાં નીકળ્યું હોય દદુ એમના નટુભાઈથી જે એમને નોંધ થઈ હતી ને એમાંનું આ લીધું છે અરે આમાં આગળ પાછળ સત્સંગ થયેલો હોય છે પરંતુ આપણે આવી રીતે ચૂંટાઈને આવી રીતે લેવી જાય છે જો આગળ પાછળનો સત્સંગ હોય તો વધારે આ બહુ બધાને હેલ્પ કરે આ દ્વારા છતાં પ્રકૃતિ સારી પ્રકૃતિને દેવ દેવીઓનું ખાસ કરીને જે કહ્યું છે આજે પર્વ છે આપણું શક્તિનું એમાં એ પ્રકૃતિ સારી રાખવી હોય તો એટલે કે આપણી વાત પિત્ત અને કપરૂપની પ્રકૃતિ એ સરખી રાખવી હોય કે જે છાપ સ્વરૂપે જે આપણે પ્રકૃતિનું બીજ લઈને આવ્યા છીએ એમાં આ ત્રણ કારણે કરીને શરીરમાં શરીરની શક્તિઓએ કરીને ભગવાનની હાજરીમાં એ સરખી રહે તો આપણી આરાધના સરખી થાય બધું સરખું થાય ધર્મ સરખું બધું થાય એમાં દેવીઓની હેલ્પ કહીએ દેવીઓની હેલ્પ એટલે કે આ પ્રકૃતિ જે અસહજ છે કેવી છે હમ શરીરના પક્ષવારી છે એટલે શરીરના પક્ષવારી જેટલી જેટલા જે પ્રકારે હોય એટલા પ્રકારે એમને જો દિલથી આ અંબા માતાની ભક્તિ કરે તો એ બહુ કામ કરે પછી બધા દિવ્યોના પ્રકારો છે દિવ્યોના પ્રકારો છે એ બધામાં અંબામાની ભક્તિ એવી સુંદર છે કે બહેનો અને ભાઈઓ બંનેને માટે અમુક રીતે કામ કરે છે બંનેને પોતપોતાની રીતે બહુ સુંદર રીતે કામ કરે છે શું ભાઈઓને ભદ્રિકતા આપે અને બહેનોને આ મન વચન રૂપી સ્ત્રી પૂતગલ છે એમાં એનું વાકચુકપણું કાઢી આપશે કારણ કે એનું અટપટું વાકચુકપણું હોય છે એટલે આ કળિયુગમાં સ્ત્રી દેહ ધારણ થાય છે પરંતુ સ્ત્રી દેહ ખોટો નથી પરંતુ એ સ્ત્રી દેહમાં મારાપણું છે એ બહુ મારું મારી નાખે છે એવું પુરુષ દેશમાં પુરુષ દેહમાં પુરુષનું મારાપણું એ બંને પ્રકારે મારાપણામાં આપણને ફાયદો થાય છે એટલે પુરુષમાં ભદ્રિકતા લાવે શું વક્રતા હોય અને જળતા હોય એમાંથી ભદ્રિકતા લાવે અને અહીં આગળ સાહજિકતા લાવે કારણ કે એમને તો આ દેહે કરીને પણ કુદરતી બક્ષિસ સ્વરૂપે પણ એ વ્યવહારમાં સહજ સ્વરૂપે રહે છે બહાર દેખી તો સહજ લાગે પણ અંદરથી સહજ ના હોય કોઈ દિવસ ના હોય આ મોટી વાત છે અને એને થવા માટે આ દેવીની ભક્તિ જેટલી દિલથી થાય એટલી કરે કરે સમજાયું એટલે દાદા ભગવાન બંનેને કહેતા કે તમારે આ નવરાત્રીના પર્વ માટે ખાસ કરીને કહેતા બની શકે તમારી શક્તિ અનુસાર તમે એ શક્તિ માટે તપ રાખજો માતાજીને ભજો જ છો કે શરીરની નિર્મળતા ચોખ્ખી થવા માટે તમારે જે થાય એક ટંકુ એક ટંક એક ટાણું હોય એક ટાણું એવું ને તો છેવટે આઠમનો તે ઉપવાસ કરી નાખજો આવું ખાસ કહેલું હતું એટલે એમાં વાઘસિંહ શક્તિ બતાવે છે શું કે એમની સાહજિકતાને કારણે પોતાની શક્તિઓ કેવી છે દેહ કરીને નહીં તો દેવી અને સ્ત્રી એ તો નિર્બળ ગણાય છે શું હા ત્યારે એવી નિર્બળતામાં ભલભલા પુરુષોને આજે સ્વાદ મળે એવી એ દેવીઓની શક્તિઓ હોય છે એ સાહજિક સહજ પરિણામને પામેલી છે માટે તો દેવી છે નહીં તો દેવી ના હોઈ શકે એટલા માટે તો બધાને પૂજ્ય છે સહજ પરિણામને પામેલી છે સ્ત્રી દેહ છતાં એટલે એ પ્રતિક બહુ સમજવા જેવું છે એટલે કે માનુષ્ય દેહ માટે એ ભાઈઓ શું કે બહેનો શું બધાને એક સરખી કામ કરે છે એટલે એનો એ અર્થ છે આગળ પૂછવું છે કોઈને કંઈ શું છે બંધ છે એવું એ આટલું ડિસ્ટન્સ રાખશો ને તો અવાજ સરસ જશે દાદાજી અંબાજી માતાજી ચક્કેશ્વરી માતાજી બહુચર એ બધા માતાજીઓ છે દાદા એ અમુક એંગલે એમ કે સાહજિકતા માટે ઓળખાણ પડે આઠ માતાજીના અમુક સ્વરૂપો છે એ કર્મની પ્રકૃતિઓના આધારે છે પણ બધા માતાજી બધા એ તે કર્મ પર આધારે એવી સરળતાને પામેલા સીધા સરળતાને સરળતા સમજાય છે આ વસ્તુ છે સ્ત્રીઓને આમ કપટ શબ્દ કંઈક આજે સ્ત્રીઓ માટે છે એવું નથી એ તો આજનું આ કર્મનું આખું માળખું એવું છે ભેળસેળવાળું એ બધે જ હોય પુરુષમાં હોય અને સ્ત્રીઓમાં હોય બેહુમાં હોય અને બેહુને કામ કર્યા કરે પણ સ્ત્રીઓને તો કુદરતી પ્રમાણથી એક શક્તિ અને કર્મનું માળખું છે અને પુરુષને પુરુષ દેશથી જે માળખું છે આ બે માળખામાં જ વાત કરવાની છે સમજવાનું છે સમજાય છે બાકી શક્તિનું પ્રમાણ અને એ તો બંનેમાં હોય એટલા માટે તો આર્ય નર અને આર્ય નારી એવી રીતે એનું વચન કહ્યું છે પણ એ ત્યારે એ જેવી આદર્શતા પામે તો એના પર છે બાકી તો નહીં શું એટલે આ કાળમાં સારામાં સારા બ્રહ્મચર્ય પારાયણના સંન્યાસીઓ એ બ્રહ્મચર્ય પડાય છે એવું કોઈ પણ ના કહી શકે એટલું બધું આ છે છતાં એનો એવો નથી કે દેહ કરીને બ્રહ્મચર્ય અને એની એ ના કરાય ભાવના કરવાની બધાની શક્તિ છે શું કહ્યું બધાની શક્તિ સંસારી શું કે ત્યાગી શું પરંતુ એ બ્રહ્મચર્ય દેહ કરીને પણ સ્થૂળ પણ આજે કંઈ એનો ત્યાગ ના કરાય પણ એ સ્થૂળ રહેવું મહા મહા મુશ્કેલ છે જ્યાં સુધી આ વિજ્ઞાન ના સમજાય દાદા ભગવાનનું અને દાદા ભગવાને એ અબ્રહ્મચર્ય સ્વરૂપીનું અજ્ઞાન જે અંતરમાં છે હજુ આ કર્મકૃત માળખામાં એ ના પકડાય ત્યાં સુધી અનાથ રહે એને ઘેર બેસવું જોઈશે ઘેર બેસેલ કામ થઈ જાય છે એ બહુ મુશ્કેલ છે એ બહુ મોટો સાગર છે એ તો ઘણો મોટો સાગર છે એના માટે વિચારના શક્તિ એવી નિષ્પક્ષપાતીપણે પોતાના માટે અને ખાસ કરીને બ્રહ્મચાર્ય એના માટે ખાસ કરીને બહુ જરૂરી છે અત્યંત જરૂરી છે આજે સારામાં સારા વીસ વીસ વર્ષે ત્યાગ કરનારા એવા આચાર્યો પણ છે સાધુઓ છે સાધ્વીજીઓ આ બધાને આજે આપણે બોલાય તો નહીં જ પરંતુ અંદરથી બધા જ જાણે આ છે અને દાદા ભગવાનના વચનો છે મારા નથી આ વાત બહુ સમજવા જેવી છે ભદ્રિકતા એટલે વાંક વાંકપણું નીકળી જવું તે અને જડતા ઓછી થતી જતી જાય એને ભદ્રિકતા કહેવાય વક્રતામાંથી અને જડતામાંથી ધીમે ધીમે પરિણામ પામતી વૃત્તિઓ બધી સરળતાને પામતી જતી જાય પોતે પોતાને પોતાના જ પૂદગલ પ્રત્યે એટલે પોતાનું પૂદગલ એટલું સરળ થતું જતું જાય એને જ્યાં સુધી જોવાય નહીં અને ઓળખાય નહીં ત્યાં સુધી થાય જ નહીં સમજાયું એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિ અને મુક્ત મુક્તિ પામ્યા છીએ આખો વ્યવહાર મુક્તિ પામેલો છે મુક્તિ પામેલો વ્યવહાર એ મુક્તપણે જો ના રહી શકતો હોય તો જેટલું ના રહી શકતો એટલામાં પુરુષાર્થ હોવો જ ઘટે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું એ બે દ્રષ્ટિના પુરુષાર્થમાં એ પ્રમાણે કેવી રીતે રહી શકો તમે એ સાથી આજ્ઞામુખી આના જ માટે કે તમે સમ્યકપણે વ્યવહારમાં બધે એવી રીતે રહી જાઓ તમારા મન વચન સાથે સમ્યકપણે કે જેથી વ્યવહારનો મન વચન જેટલો અસમ્યક ભાગ છે વ્યવહારનો મનથી શું વાણીથી શું કે વ્યવહારથી શું એ બધામાં અસમ્યકતામાં સમ્યકતા આવતી જાય એટલે કે તમારાથી એ એમાં સમભાવપણું એ વ્યવહારમાં આવતું જતું જાય કે જેથી તમારી વ્યવહારની દ્રષ્ટિ સમભાવે કરીને રહે અને જે સંભાળ કરીને રહે ક્યારે તેનું એનું મારાપણું બધું નીકળતું જાય એ મારાપણું નહીં નીકળે ત્યાં બહુ મુશ્કેલ છે મૂળ પકડ છૂટી ગઈ છે પણ બીજી બધી પકડો રહેલી છે એમાંથી છૂટવાનું છે એ આપણું એટલે પુરુષો માટે ભદ્રિકપણું કર્યું અને બહેનો માટે આ કળિયુગમાં એમને કળિયુગમાં જીવનો સ્ત્રીદેહ કરીને કાઢવા પડે છે અને સ્ત્રી દેહ છે એટલે સ્ત્રી સ્ત્રીદેહ કરીને જીવવું પડે છે એમાં જીવવા માટે આ સરળપણું મળે બહુ જ સમજવા જેવી વાત છે સમજીને જેટલી લે એટલી કામ કરશે અને જો પૂતગલ અને એને એ પ્રમાણે લેશો તો એટલું એ થઈ જશે પૂતગલ સાથે રહીને આપ્યું છે બધું કોઈનો કશો આખરે દાવો ચાલે એવો નથી બધા દાવાથી મુક્ત જે બધાને દાવાથી ગ્રહાયેલું આખું જગત જગત અને મહાત્માઓને પણ એમની સાથે દાદા ભગવાન પ્રત્યક્ષપણે રહ્યા કે બધે પકડો છૂટા એમાંથી રહ્યા પણ આપણને જેટલું ગેર બેઠી તે પ્રમાણે દાદા ભગવાન હા બહુ ભક્તિ છે એ બધું ઘણું બધું રહ્યો હું પરંતુ પકડને ઘેર બેઠ્યું હોય ત્યારે એ કામ કરે એક હતા દ્રોણ ગુરુ જેવા દ્રોણ કૃષ્ણ ભગવાનના સમયમાં અને આટલા સમર્થ પણ એ ગુરુ પણ તમે જુઓ છો પ્રકૃતિથી કેટલા જરેલા છે તે જુઓ છો કારણ કે એ રાજગુરુ છે એ બ્રહ્મ ઉચ્ચ બ્રાહ્મણ છે છતાં રાજગુરુ છે એમનું આખું બ્રાહ્મણની પરંપરા બહુ સુંદર આવેલી છે પણ જુઓ એમનું શસ્ત્રપણું જુઓ એમનું આ જુઓ તે જુઓ બધા એક એક સંબંધો જોઈ લો ત્યાં સુધી કે અસ્વસ્થામાં અસ્વસ્થ અસ્વસ્થ ગમે તેવો સ્વસ્થ હોય તો હલાઈ નાખે એને બહુ બહુ સમજવા જેવું છે કેમ મિનેશ્વર સમજ બહુ સમજવા જેવું છે પણ એકલવ્ય મળે છે એને જંગલનો ટ્રાઇબ અને એને કેટલવ્યમાં બેસી જાય છે કારણ કે વિદ્યાર્થી હતી ગજબની વિદ્યાર્થી એની આગળ કોઈ ટકી ના શકે આ બધું છે પણ વિદ્યા કઈ રીતે વપરાય છે તેની વાત છે વપરી કઈ રીતે એટલે દાદા ભગવાન મળ્યા અને આ બધા પ્રકૃતિથી આપણે છૂટ્યા છીએ એ પ્રકૃતિમાં કેમ ભેદ રહે કોઈ પ્રકારનો બહુ સમજવા જેવું છે પછી વણિક પ્રકૃતિ હોય કે બ્રહ્મદેવની પ્રકૃતિ હોય કે પછી ક્ષત્રિય કહેવાતા ક્ષત્રિયની પ્રકૃતિ હોય શું કહ્યું આ બધું કહેવાતાપણું છે આજે તો શુદ્રનું કહેવાતાપણું છે એના ભગવાનના અર્થમાં ઋષભદેવ દાદાના અર્થમાં ક્યાંય કોઈનું શુદ્ર પણ જોવા મળ્યું નહીં કાંઈ કોઈનું ક્ષત્રિય પણ જોવા મળે નહીં કાંઈ કોઈનું બ્રહ્મપણું જોવા મળે નહીં કે વણિક ભણો ઋષભદેવ દાદા હતા ત્યારે મારી ભગવાનના સંબંધ હતા પણ ત્યારે બધું ઘણું બધું સરકી ગયેલું હતું લપસી ગયેલું હતું લપસી ગયેલું એટલે લોહીના ગુણોમાં બધા ફેરફાર થાય છે શું કહ્યું લોહીના ગુણોમાં અંદરથી આપણા શરીરમાં વહેતું લોહી સમજો આજના ધર્મ અદભુત કામ કરી રહ્યું છે બહેન શું કે ભાઈ શું જો સમજાય અને ગેર લેવાની છે એટલે દાદાએ કહ્યું ને આખું આત્મસૂત્રનો સાર મૂકી દીધો પહેલા દસ એમના સૂત્રોમાં જ આખો સાર મૂકી દીધો સમજો સમજો સમજો પછી કવિરાજને બહુ ખીલ્યા સમજ સમજો ના સમજો મેં બધી લાઈન શું છે મને સમજ નથી પડતી મને સમજ નથી પડતી આવે તમે સમજાવો મને અરે બોલો ને સાહેબ હવે બિહારી આનંદજી બોલતે આપકે શિષ્ય તો બળ سمجھ سمجھ کے سمجھ کو سمجھو سمجھ سمجھ کے سمجھ کو سمجھو سمجھ سمجھ کے سمجھ نہ سمجھے سمجھ سمجھ کے سمجھ نہ سمجھے میری نظر میں وہ بھی سمجھ ہے میری نظر میں وہ بھی سمجھ ہے میری نظر میں وہ بھی سمجھ ہے में समझ समझ के समझ न समझे समझ समझ के समझ न समझे سمجھ سمجھ کے سمجھ کو سمجھو سمجھ سمجھ بھی ایک سمجھ ہے سمجھ سمجھ کے سمجھ نہ سمجھے میری نظر नजर में वो भी समझ है मेरी नजर में वो भी समझ है वो बे समझ है मेरी नजर में बिल्कुल, वो बिल्कुल। बे समझ है હા પછી આગળ છે એનું સમજવાનું ના ચાર લાઈન આ પોઝિટિવ પણ છે બધું ગમે તેવા નેગેટિવ આપણા વ્યવહારો હોય નેગેટિવ પોઝિટિવ આ મિક્સચર પણ એટલું પોઝિટિવ પણ એટલે કવિરાજા કોઈ દાદામાંથી આપણે આટલું ખોરી કાઢવાનું દાદામાંથી એટલું સુધી કરવાનું બસ હમ એટલા માટે આ બે આજ્ઞા છે પણ બે આજ્ઞા એ રહેવા કરવા માટે કરીને આ ત્રીજી ને ચોથી આજ્ઞાનો પુરુષાર્થ છે શું કહ્યું પુરુષાર્થ છે ત્યાં સુધી આપણને આ વ્યવહાર દ્રષ્ટિથી રહેવું એ સહેલું નથી વ્યવહાર દ્રષ્ટિથી છું એવું મુક્ત થયેલો વ્યવહાર અને આજ્ઞા સ્વરૂપે વ્યવહારમાં રહેવા માટે આજ્ઞા સ્વરૂપે કરીને આવી ગયો કેવી રીતે એ આજ્ઞાના પ્રમાણથી આવી ગયેલો એટલે પોતે જ પોતાનું આખું વ્યવહારથી મુક્ત થયેલો વ્યવહાર પોતાના પ્રમાણથી જે છે એ પ્રમાણિત થઈ જવા માટે સમજાયું બહુ સુંદર રીતે બહુ મોટું આક્ષે આપો પ્રમાણિક એટલે કે નો ઓબસ્ટ્રક્શન સર્ટિફિકેટ એ તારે જે પ્રમાણિક થાય નહીં તો ના થાય શું કહ્યું મોટેથી બોલો હા ના બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મચર્યના અજ્ઞાનની સંબંધમાં કહ્યું તો જે એને નિષ્ઠા અને બધું બધું છે ને સ્થિરતા એ સમજ છે બધી આ સમજની વાત કરીએ છીએ એટલે કે એ વિચારણા આ અબ્રહ્મચર્યનું અજ્ઞાન એ અજ્ઞાન ફીટવા માટે એ વિચારણા તમારી એટલી બધી લેવલ પર ગયેલી હોય છે તમને બધું જ આપ્યું છે બધું જ કર્યું છે હા વિચારણા કોને ખેતી લીધું નહીં તો એને ગમે તેવું હોય અંદરથી હોય આ શરીર એ આવે કે રહે નહીં રહે નહીં બહુ સમજી લેજો એના કરતા સ્વાધ્યાય કરીને પોતે એનો સદુપયોગ સુંદર રીતે કરી લો કે જેથી પછી બહાર વ્યવહારમાં પ્રસંગો આવે એ વ્યવહારમાં આપણું ટેસ્ટિંગ થઈ જાય આ વાત છે બહુ બધા તો યોગીઓને આપો છે બધા એટલે ક્યાં તમે તો અહીંયા આપો તમે પૂરતું જ માની લો છો સમજો છો એવું નથી આ કાળ બહુ વસ્મો છે ઘણો વસ્મો કાળ છે બહુ સમજો બધા માટે વ્યવહાર શું સંસારી શું કે ત્યાગી છું એવું છે અક્રમ વિજ્ઞાન બે ધારું છે એક એકત્વ એકત્વ પરિણામ કરવાનું પરંતુ આ બે દ્રષ્ટિ છે એટલા માટે આજ્ઞા એ કરીને બેધાર થઈએ છીએ અમે નહીં સમજ્યા જો વ્યવહારની દ્રષ્ટિમાં જેટલી અસમ્યકતા હશે ત્યારે એ જ અક્રમ વિજ્ઞાન ધીમે ધીમે ધીમે ધીમે કરતું કામ ખબર નહીં પડે કોઈને કેવી રીતે ખબર પડે આ વસ્તુ છે એટલે ક્યારે પણ નહીં માનું હું આજે આમ છું તેમ જરાય કોઈ એ તમારું આપણું માનેલું બધાને છૂટવું પડશે ત્યાંથી છૂટવું જ પડશે પ્રકૃતિ તો પ્રકૃતિ રહેવાની છે પણ છૂટવું જ પડશે શરીરના વ્યવહારે કરીને તમે લાખ લેવા લાવવા જશો તો પણ એ પાઠ ગૌતમ સ્વામી જેવા સમર્થ પુરુષો પાંચ જે પાંચ ઇન્દ્રિયો મોટું તળાવ છે વિશાળ છે અંતર તો બહુ મોટું ક્યારે કહ્યું એ જ ક્યાંથી થઈ ગયા કોઈ નથી કરી શક્યું એટલા માટે તો છત્રીસ હજાર પ્રશ્નો થયા માહિત ભગવાનને એક બે નહીં આખો જૈન સમાજતા તમે તો જાણો છો બધું સારી રીતે પ્રશ્નો શાના માટે થાય છે આવા સમર્થ પુરુષોથી આ વાત છે તો આપણે કયા કઈ આપણી એની અંદર માટે આટલું બધું આમ થઈ જાય જઈએ આપણે દાડો દાડો જેમ જેમ જાય તેમ અરે હું સામો છું હું સમજ છું તમને લાખ કોઈ ઊંચા ચડાવે આપણે ઊંચા ચડવાની શી જરૂર હમ પછી આપણે બોલી નાખીએ એટલે બધા ચણા ચણા જળ પણ શું કામ ચલાવું એ તો પછી લૌકિક ઉક્તિ થઈએ તો બધી લૌકિક ઉક્તિ શું મોટા ઝાડ પર ચડવાનો શોખ છે ત્યારે આવું બોલાય ને એવું બોલવાનું નહીં પણ બોલાય ક્યારે કરીને ગમે કરીને બોલી નાખો એ નાટકી છે બધું પણ નાટકી પણ આવવું જ મુશ્કેલ છે ને પહેલું તો આ વ્યવહાર આખો નાટક સ્વરૂપ છે છતાં પણ નાટક સ્વરૂપ સમજાવવા સહેલી જે વાત છે મોટા પુરુષો એટલે આપણે એમ પટેલ રૂપી દાદા આજે નથી થતા પણ એમને આ માટે ગયું એમને નજીબ કાકા પૂછે તો દાદા તમે એમ કહેશો અમે અમે નાટક અમે નાટક કરીએ છીએ કાકા નાટક જ કરીએ છીએ ને ભાઈ તમારી આગળ કે બોલ્યા દાદા એ તો છોડે એવા હતા સીધું પૂછ લીધું બહુ સમજવા જેવું છે આપણી ભાષા બધી ભૂસાઈ જવી જોઈએ શું લાવ્યો ભાઈ સારું છે મફત નહીં આવે એક ગુટ લઈ ગઈ જરા દાદાજી ઓ બોલો નાટક નાટક સમજવું પડશે નાટક નાટક આપણે જ આપણા વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિએ કરીને આપણે બધા વ્યવહારોમાં ભૂસાયેલા જતા જઈએ એ વ્યવહારો બધા ભૂસાતા જતા જાય એટલે મારું પણ વગર નહીં ભૂસાઈએ જવું નીકળવું જ જોઈએ અને એ ક્યારે કે બહારના વ્યવહારના કસોટીમાં ધારે છે અને પછી તમારે નહીં તો સ્વાધ્યામે અંદર નથી જઈ શકાતું આજે તો સ્વાધ્યામ જવું સહેલું નથી સહેલું નથી શાને માટે કોઈ પણ હોય તો શાંતિ માટે કે અંતરની શાંતિ શું કે એના માટે આંખો બંધ કરવાનો પ્રયત્ન કરે છે કે કોઈ પણ જરાક ના હોય તો જરા એકલો જઈને બેસવાનો પ્રયત્ન શાના માટે કરે છે બોલો આ તો સતત ચાલી રહેલો વ્યવહાર છે આખા ભારતમાં આપણે એમ કહીએ કે તો ક્રમાંકનો વ્યવહાર છે એમ ચાલશે નહીં એટલે સ્વાધ્યાય શું છે આફ્ટર ઓલ સ્વાધ્યાય એવા જે આવી જાઓ કે તમારા ઉઘાડી આંખે તમે સ્વાધ્યાય સ્વરૂપે તમારા બધા જીવનના વ્યવહારમાં રહી શકો મારે રહેવાય ખેંચી લો એટલે આ બારી બહુ વસમી છે આ આ બહુ વસમું છે આ નાક વસમું છે આ જીભનો સ્વાદ બહુ વસમું વાહ વાહ વસમું અને આ ચામડી છે ને એટલે વૃક્ષ અને સુવારી અને કરકરી બે જ થઈ કરકરી એટલે કોઈને વાગે એવી તો ના જ હોય છતાંય કર્યો પછી હા જ્યારે સ્પર્શ બધા આઠ પ્રકારના કયા એમાંથી બે મુખ્ય કયા બોલો શાના માટે આ માણસના શરીરને કારણે માણસના શરીરને કારણે તમે સિદ્ધાંત પકડાય તો બહુ સારું સિદ્ધાંત બધા વ્યવહાર કરીને વ્યવહારના લક્ષણો કરીને વ્યવહારના ગુણો કરીને બધા એની અવસ્થાઓ કરીને અવસ્થાથી મુક્ત કરીને પોતે પોતાના સ્વરૂપ સ્થિતિમાં સ્થિતિ કરી છે એ સ્થિતિ અને સિદ્ધાંત તો હવે મનવાણી કયા જોડે રહેવામાં છે આપણે મનમાં કાયા અને વાણી જોડે આપણે રહેવા પણ છે એની સાથે રહેવામાં આપણે કયો વાંધો આવ્યો એમાંથી છોડાયા તમને શું કહ્યું હવે એમાં રહેવાની છે જ હવે તો અને એમાં રહેવાની તો કેટલી બધું પાતો એ બહુ જોખમ છે બહુ મોટું જોખમ છે ભયંકર જોખમ છે બે પડે પણ એમાં ના રહેવાય એ એનું પ્રમાણ છે પણ એવું આજે આ પ્રમાણ નહીં લઈ શકે કોઈ કારણ કે આપણે વ્યવહાર ને વ્યવહારના ચારિત્રોથી એટલા બધા ટેવાયેલા છીએ અને એમાં આપણે શુદ્ધિ કરી અંતરના ચારિત્રની શુદ્ધિની જરૂર છે કે જેથી બહારનું ખોખું ગમે તેવું હોય તમે જોજો આ સ્વરૂપ જ્ઞાનમાં એવા સૂત્રો આપે છે તમારું એ ફાટી જશે સમજો એમને છપાયું છે જોકે અમુક સૂત્રો એવા છે કે સમ્યકતા માગે છે કારણ કે વ્યવહાર તો બહારનો વ્યવહાર છે જગતનો સમજાય છે હમ આપણે જુઓ આપણે કેવી રીતે થાય છે તે જોઈ લીધું સમ્યકતા છે પણ છતાંય એક કાકા એમાં લખી નાખ્યું કે નટુભાઈ આ તમારું જે લખેલો છો તે શબ્દ શબ્દ છપાશે તો કોઈ વાંધો નથી આવવાનો કોઈ જગ્યાએ અમારે વ્યવહારથી એ બરોબર નહીં લાગતું હોય છતાં પણ ફાયદો કરશે આવું થયું છે એટલે એનો શું થયો જેમ છે તમને નાખી જ દેવું દશા બેસી જશે તમે અત્યારે સંઘ ચલાવો અને આ બધું ચલાવવું છે સમજો એ એમ પટેલ હતા ત્યારે એમની સત્તા કામ કરતી હતી એમ પટેલ હતા સત્તા ને એમને તો દેહને મૂક્યો હતો સમજો બધા આજે આપણે કેટલો વ્યવહારને દેહને સાચવીએ છીએ નથી સાચવતો સમજી લેજો તમે બધા એટલે આમાં કોઈ ભેદ ના રહે આપતા પુત્રો શું કે મહાત્માઓ શું કે હું શું કોઈ ને કોઈ રીતે ના રહી શકે કેમ ભાગ લીધું ના નડે નહીં એ તો એનો સત્સંગ સરસ થયો છે એ તો ખરો આજનો દિવસ છે એનો ખરો દિવસ જ આનો છે અમે એ જ આપ્યું છે બીજું કશું નથી આપ્યું આપણે પત્તો તો ભૂલી ગયા આપણે બહુ સત્સંગ બહુ ત્યાર પછી પણ તમે ક્યાં કહો છો કે આપણે સત્સંગ કરીએ આનો કાલે આખું પદ મેં કડોદમાં સત્સંગ હતો આખું પદ ગઈને સમજાવ્યું કાલે ફાય ધન્ય છે ધન્ય કઈ આગળ કડોદમાં સત્સંગ હતો ગુરુવારે તો તમારા તમારી ગાદી છે ત્યાં હા <laughs> મૂર્તા મૂર્તા ખરી વાત ના તો દાદાનું પોતાનું ચાહેલું છે અને એમને બનાવડાયું છે અને આ સાહેબે કેટલી મહેનત કરીને બનાવડાયું છે બહુ મહેનત કરી છે એની પાસે આર્કિટેક્ટ કરે ને આ ખેરે ને એમને દોડંદામોલ કેટલી બધી કરી છેક અમેરિકાથી ફોન આવે અહીંયા જાઓ ત્યાં જાઓ આમ કરો એમ કરો નહીં એ બધું યાદ નથી આવતું હા અને એટલા માટે તમે જોજો તમે થોડા પણ દિવસે રહેશો તો તમને આનંદ આવે છે કે નથી આવતો તમારે તો એટલું હોવું જોઈએ કે નોડિયાના નોરવેલ જેવું હોવું જોઈએ નોડિયાની નોરવેલ શું કહ્યું નોરિયો એટલે મન વચન કાયન એનો વ્યવહાર પણ એમને તો દાદા કહ્યું તમારે જ્યાં સત્સંગ બાદમાં ભેગા થાવ એ તમારી નોળવેલ સત્સંગ એ નોળવેલ બીજું કશું જ નહીં સત્સંગ નોળવેલ નહીં હે આવું છે તો હવે એમને સત્યાવીસ ધાંધણીમાંથી આપણા કાવીઠાના મણિભાઈએ પૂછ્યું છે લઈએ આપણે પેલું નટુ કાકાવારી એક લીધું એમને એક પૂછ્યું છે સત્યાવીસમાંથી એકસો ને બ્યાસી યદી પૂછો અંદર જે આપણે હજુ પણ આડાઈઓ જે ઉભી થાય છે મને આપી દો ને થોડુંક તેથી એક નાનું પદ લઈ લો ને ઉપજાવે સંયમ પરિણામ એ બહુ સારું છે આપણું કે એ ટાઈપનું બીજું હોય તોય ચાલે ચાલશે ચાલશે આ ભાદરણને આપતા પુત્રો લાભ આપજો હા બધા મારા પરથી આપણે જેને જે ટાઈમ મળે થોડો આપ્યા પડે કરતા હતા આ મહિના દાડો એક વખત આવી જાવ તો સંતોષ થઈ જાય નહીં ખરું નહીં પછી આખો મહિનો અમારે ચાલે નજીક છે ને પાછું હા અમારે ગયા પાછા જય સચ્ચિદાનંદ સતરંગીણીમાં પાન નંબર એકસો અઠ્યાસી તો ખંભાતને આનંદ આવી જાય અને કોઈ વખત ખંભાતે જવું પડે એટલે ઓલ્ટરનેટ મહિના હવે રાખવા અને છ મહિનામાં ત્રણ મહિના ખંભાત એક એક અને ત્રણ મહિના આનંદ એક એક અને છ મહિના અહીંયા હું ગોઠવી દઈએ ના ચાલે હમ દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું છે પ્રેમનું અમૃત પાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું દાદા ભજનની રડ મને લાગી દાદા ભજન ભક્તિ રસમાં નાવું છે ભક્તિ રસમાં ભવસાગરમાં નૈયા મારી ડોલે ડૂબે સામે કિનારે મારે જાવું છે સામે કિનારે મારે જાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું જીવન મારું બન્યું અકારું જીવન મારું બન્યું અકારું દાદા ચરણમાં રહેવું છે આ ચરણમાં એટલે શું કે આપણે જેમને જેમને દાદાને પ્રત્યક્ષપણે જોયા છે તેમને જેને ભાગ જે કંઈ પ્રકારે વિશેષ પ્રકારે જે કંઈ પરિચય થયો એટલા પ્રકારે જે દાદા આવ્યા હોય એમાં એમની શાબ્દિક દ્રષ્ટિની એમનો દિવ્ય વ્યવહારની કોઈ પણ જેને જે ચર્યા એટલે એનું ચર્યા કહેવાય એ એનું સ્વાધ્યાયપણું એનું નિર્વિદ્યાસનપણું જેટલું રહે એ અહીંયા કહેવા માંગે છે દાદા ચરણમાં રહેવું છે આજે દાદા ચરણ તો નથી રહ્યા પણ આવી રીતે જેને મળ્યા છે ત્યાં રહી શકે સમજાયું અને ના મળ્યા હોય એમને જે દાદા ભગવાન જેમના થકી સમજાયા હોય જેટલી ઔષધિઓવા એમાં એમની તરફ એમનામાં જેટલું સમ્યક પણ દેખાય એટલું જરૂર જ કરી શકો છો આપતા પુત્રોમાં દેખાય સમજાયું કોઈ વડીલ મહાત્મામાં દેખાય એ બધું કરી શકે તમારે પરંતુ આવું આતું પણ એની પરીક્ષા બહુ આકરી છે બહુ એની દીર્ઘરેખા બહુ ઝીણી છે જે ઝીણી દીર્ઘરેખામાં બધા તકલીફમાં આખી જઈએ છે આપણે હમ ચાલો જીવન જીવન મારું બન્યું કાર્યું દાદા ચરણમાં રહેવું છે દાદા ચરણમાં રહેવું છે તમારી આજ્ઞામાં રહીને આજ્ઞામરઈને જ્ઞાનામૃત મારે પીવું છે જ્ઞાનામૃત મારે પીવું છે દાદા વિતરાગીની દીક્ષા પામી દાદા વિતરાગીની દીક્ષા પામી દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું છે દાદાનું ગીત મારે ગાવું છે દાદાનું ગીત મારે ગાવું છે પ્રેમનું અમૃત પાવું છે પ્રેમનું મૃત્યુ પાવું છે ભક્તિ રસ માનાવું છે ભક્તિ રસ માનાવું છે દાદા ચરણ મારે હું છે દાદા ચરણ મારે જ્ઞાનામૃત મારે પીવું છે દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું છે દાદા જેવું મારે થાવું છે દાદા જેવું જય સચિદાન દાદા શબ્દ તો આ કળિયુગમાં બહુ અદભુત છે એટલે બધા દાદા શબ્દ શબ્દ રૂપે ન રાખતા એ બધી જ રીતે પરમાત્મા શક્તિ સ્વરૂપ અને દેવીઓની શક્તિ સ્વરૂપ રાખશે ને તો હું કામ કરી નાખશે વ્યવહારમાં બધાને સહેજે પણ નિમિત્ત તો નિમિત્ત જ છે નિમિત્ત જેટલા ભાવે નિમિત્ત સ્વરૂપે કામ કરે બરોબર છે પરંતુ ઘણા બધા એવા હોય કે આ દાદા દાદા આપણે રહી ગયા એ શબ્દથી પણ કામ કરી નાખેલું છે કારણ કે એ શબ્દાથી જ શબ્દ છે પરંતુ વ્યવહાર આખો શબ્દથી રહેલો છે એટલા માટે એની જરૂર છે એટલે કારના પ્રમાણથી દેશના કારના પ્રમાણથી દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવે કરીને અને ભવે કરીને પાછું એ આજે આ કળિયુગમાં બધાને કામમાં લાગે માનવ બહુમાં બહુ સુંદર છે હવે એકસો બ્યાસીમું લઈએ આપણે સત્યાવીસમી શ્રેણીમાંથી હિન્દીમાં છે યદિ હમ शक्ति की उपासना सही अर्थ में समझ ले तो हमारे भीतर शक्ति प्रकट होती है हम स्वयं भी उसी रूप हो जाते हैं તો આ શક્તિની ઉપાસનામાં આ સૂત્ર જે છે તે એ વ્યવહાર દ્રષ્ટિએ કરીને આ સૂત્ર છે આખું અને વ્યવહાર દ્રષ્ટિમાં આપણી વ્યવહાર દ્રષ્ટિમાં જેટલી વ્યવહારથી શુદ્ધિ જ થતી જતી જાય એટલે કે વ્યવહારના બધા જ વ્યવહારોમાં બધી પરિસ્થિતિઓમાં જેટલી શુદ્ધિ સ્વરૂપે થતાં થતાં એટલી આદર્શતા આવતી જતી જાય એટલે અંતર આદર્શતા કહેવાય છે એને કેવી કહેવાય છે બસ એ જ જુવાર જેવું છે કારણ કે બહાર તો આ બાહ્ય દુનિયામાં બાહ્ય દુનિયાને બાહ્ય દુનિયાના લક્ષણોથી રહેવા માટે ટેવાયેલા આપણે બધા જ બધા જ આવી ગયા એને બહારથી જુએ કે બરોબર છે પરંતુ દરેકને હક છે કે અંતરથી જેવો રહેલો એવો ઉક્તિ સ્વભાવ હોય તો એ કરી શકે છે તો બધો હક કરો પછી કોઈ તે સમજે કે ના સમજે એ વસ્તુ જુદી રહી આ તો બહુ વસ્તુ છે જગત અત્યારે એવો સુંદર સમય છે કે અક્રમ વિજ્ઞાન એવું સુંદર ખીલેવું છે કે જ્યાં જ્યાં પોતાપણાનો પક્ષ નથી ત્યાં ત્યાં એ બહુ સુંદર રીતે ખુલ્લું ખુલ્લું કરી શકે થઈ શકે થઈ શકે શબ્દથી શાબ્દિકથી શબ્દથી પણ ખુલ્લું થશે એટલું વ્યવહારમાં વ્યવહાર જગતને એટલું બધું કામ લાગશે કે એને વ્યવહાર શાંતિ આપશે અંતર શાંતિ આપશે અંતર સુખ એને સમજાતું જતું જશે ખાસ જોવા જેવું છે એટલે શક્તિની ઉપાસનામાં એનું સહી અર્થમાં સમજવાની છે અને એનો સહી અર્થ એક જ છે કે આ ત્રણ મંત્રો ઉપયોગપૂર્વક બોલાય શું કહ્યું એટલે પહેલો મંત્ર બોલાય કે પાંચે પાંચ નમસ્કાર બોલાય એટલે ઉપયોગપૂર્વક સુંદર રીતે બોલાય કે હરિહંતાણમ બોલતાની સાથે દાદા એની સાક્ષી દાદા પોતે અરિહંત ભગવાનને શ્રીમંત સ્વામી ભગવાન આગળ છે તેવી રીતે હોય એ આપણો ઉપયોગ હોવો જ ઘટે નવો સિદ્ધાણમ એટલે કે જે સિદ્ધ પુરુષ દાદા કળિયુગમાં છે અને અહીંયાથી સિદ્ધ ગતિ સીધી છે નહીં છતાં પણ છે અને જે એવા એ સીધી સિદ્ધ ગતિ જેમાં છે આજે આ દેહ કરીને શ્રીમંદ સ્વામી ભગવાનમાં દેહ સાથે રહીને એમાં પણ આપણે અહીંયા આ કાળના પ્રમાણથી જે એ સિદ્ધ સ્થિતિનું સિદ્ધ પરિણામ સ્વરૂપનું કારણ સ્વરૂપ બીજ સ્વરૂપ અને વિકાસતા બીજ સ્વરૂપમાં આપણે પ્રાપ્તિ કરી શકીએ એટલે સિદ્ધ ગતો સિદ્ધ ભગવંતો એ અંતિમ લક્ષ છે આપણું તરત જ બનતી જંજીર એને આપણે પછી જૈનોમાં દેખાયો છે લોક સ્વરૂપ કે કોઈને જેવી રીતે વેદાંતમાં એ કાળપુરુષ જ બતાવ્યો છે બધો એટલે એમાં આપણે સમજી લઈએ કે આ છે ભલે ને આપણે મૃત્યુલોકમાં રહ્યા પણ ઉપર તો બહુ વિશાળ છે જબરજસ્ત વિશાળ છે મૃત્યુલોક એ પોતે જ એટલો બધો વિશાળ છે કે આ જગત અને એની રચના એ સમજાવી સહેલી નથી સહેલી જરાય નથી ગમે તેટલું આ જૈનોમાં આંકડાઓથી અને અને પ્રતિકોથી સમજાવવા જાય છે ઘણી રીતે અને આપણા બધા બધા ધર્મો વેદાંત ધર્મ અને જૈન દર્શન બંનેમાં એમાં પણ એ સમજણ પડે એવું નથી એટલે શબ્દોના પ્રમાણના લીધા છે બધા શબ્દોના પ્રમાણ લીધા છે વ્યવહારને લીધે એટલે શક્તિની ઉપાસનામાં આપણને મહાત્માઓને બધાને દ્રષ્ટિ પ્રાપ્ત છે એના માટે બહુ સુંદર છે કે સહી અર્થ કહ્યું કે ત્રણ મંત્રો આ ત્રણ મંત્રોમાં બધી શક્તિનો આખો જથ્થો મુકાઈ ગયો છે જેમાં આપણો પરમાત્મા પ્રકાશ ખુલ્લા થવામાં થવામાં આપણી બહુ સહાયક આપણી શક્તિઓ ખીલતી જતી જાય મન વચન કાયામાં પોઝિટિવ બધી પોઝિટિવ જેની આગળ નેગેટિવ એના સ્વરૂપો બધા જાત જાતના દેખાડવા આવે પરંતુ એ ટકી શકશે નહીં બહુ સમજાયું ટકી શકશે નહીં પહેલા શસ્ત્રોથી યુદ્ધ થતા હતા એમાં પણ એ શસ્ત્રોના એક એક વપરાશના એક એક શસ્ત્રમાં વિદ્યાઓ રહેલી હતી મહેતા સાહેબ શું કહે છે એક નેગેટિવ એનું શસ્ત્ર એની એ વિદ્યાધારક અને વિદ્યાર્થી આપે પેલા પોઝિટિવ કે અહિંસક છે પણ છતાં સંયોગોના પ્રમાણથી એને ઉતરવું પડે છે કે આવી રીતે બીજા સામું કે તે વખતે એને એવું ચાલે એવું નથી કે આ એક ગાલ ધરીને પછી બીજો ગાલ ધરી દઈએ આપણે એવું સ્થિતિ નથી એ આપણું કૃષ્ણ ભગવાને ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત મહાભારતમાં અને એમના ગીતા ઉપદેશમાં આપ્યું એમનું જ જોડે જોડે દિલ સ્વરૂપ હોવાવાળો એવો પાર્થ અને અર્જુન એમાં આપ્યું બોલો અને મોટા મોટા બુદ્ધિશાળીઓ વિચારકો તત્વજ્ઞાન કહેનાર પંડિતો બધા જ કર્મોમાં કૌશલ્ય સ્વરૂપ યોગનું બહુ એમાં સમજ આપી છે પુષ્કર આપી છે તો શું કર્મમાં કૌશલ્ય બનવું હા એટલે કે માણસ બધી વૃત્તિઓનું ભેળસેળવાળું સ્વરૂપ છે એમાં અંદર આપણી પોતા જ માટે દુષ્ટ સ્વરૂપ થઈ શકે એવી વૃત્તિઓ સામે આપણે જ એની સામે રક્ષણ સ્વરૂપે રહે એવી આપણી વૃત્તિઓનો પ્રકાર હોય એટલું કેમ કરીને રહેવું આપણે દુષ્ટતા કરાવવા આપણને શું એના એ ના કરવા દઈએ એ આ જ શીખવાની છે આમ તો મહાભારતનું રીતસર હતું જ એટલે ઘણા લોકો તો શંકાય કરે છે કે આવું થયું હશે કે નહીં કૃષ્ણ ભગવાન થયેલા હશે કે નહીં આજના આટલા બુદ્ધિશાળી કેટલી બધી બુદ્ધિ વિકાસ પામી છે આજે કેટલી બધી આજે પ્રદેશમાં ગયેલા આપણે બધા તેમજ ભારતમાં અને આપણે કહેવાતા બધા થિંકરો વિચારકો બધા ફિલસૂફો કે બધા જ માટે એમાં જોઈએ તો આજે સારા સારા આચાર્યો પણ બધા જ કૃષ્ણ ભગવાન માટે બરોબર છે પણ એનો અર્થ આવી રીતે તારે એટલે ઘણી વખત હું પૂછ્યું બધાને કે આવું પછી દાદા ભગવાન માટે છે એ દાદા હતા કે નહીં શું હશે કેમ ના હશે આવું આજની ને બસો પાંચસો વર્ષ આજ થવાનું અને દાદા કહે છે અમારું તો છેક સુધી વીર શાસન સુધી અમારે ચાલવાનું વીર શાસન ભગવાનનું પણ અમે શાસન અધિકારી શાસન અમારા દાદાના નામથી ચાલશે કે છે મહાવીર ભગવાનનું શાસન દાદાના નામથી ચાલશે આ એમના વચનો છે અને પછી પણ એ આવશે ત્યાં સુધી એ રહ્યા કરવાનું છે એટલે કહે છે કે હું કંઈ જવાવાળો નથી કોઈ જગાએ આવવા જવાનો સ્વભાવવાળો હોય તે જાય જેને આવવું નથી જવું નથી એ તો કાયમનો હોય એટલે આ કાળના વિશે આટલું બધું મોટું પ્રમાણ આપ્યું છે દાદાએ આપણને અને દાદાનું પ્રમાણ આપેલું એ કોઈ શરીરથી પ્રમાણ આપેલું અપાયેલું નથી એમની દશાનું એટલું ઉત્કૃષ્ટપણે અપાયું છે કે દરેકની અંદર આ દશા કોઈ પણ રીતે બુદ્ધિથી પણ સમજીને પણ એને કામ કરે એવી છે બોલો રીટા સમજાય છે બોલો એટલે અક્રમ વિજ્ઞાનમાં આપણે મહાત્મા વડીલોએ જેને જ્યાં જેટલું હોય બહેનોએ બહેનમાં ભાઈઓ ભાઈઓમાં આપતા પુત્રો તો કરી જ રહ્યા છે આ કામ બધું એટલે એમાં એટલા પ્રમાણે એટલા વૈજ્ઞાનિક પ્રયોગે કરીને થશે તે બહુ કામ કરશે અને આખો વ્યવહાર બધો સૌરો કરતો જાય એટલે શક્તિની સહી અર્થમાં આરાધના આ છે ત્રણ મંત્રો પાંચ નમસ્કાર છે नमो रियन्ताणम् नमो सिद्धाणम् नमो आर्याणम् नमो वज्रायाणम् नमो સંવતાવણમ અરિયંતો આપણે જાણ્યા આચાર્ય આપણે જોયું અહીંયા આ કળિયુગમાં અહીંયા આગળ દાદા કે છે આખા ભારતમાં એક ભગવાનની ભાષાનો આચાર્ય શ્રેષ્ઠ નથી હવે આ વ્યવહારમાં વાણી એકાંતિક ઉચ્ચારાય નહીં આવી એટલે કે ભગવાનની ભાષામાં એટલું તો મૂકવું જ પડશે વિતરાગ ભાષાનો આચાર્ય વિતરાગ માર્ગ અનુસરતો હોય છતાં પણ વિતરાગની ભાષાનો મહાવીર ભગવાનની ભાષાનો એવું કહી શકાય કારણ કે શાસન એમનું ચાલે છે આચાર્ય એક નથી આચાર્ય એ કહેવાય કે અંતરના કશાયો ઉપર એટલો વિજય મેળવ્યો હોય કે જે કશાય કરીને એમને દસતા દસમા ગુણસ્થાનનું આચાર્ય પદ પ્રસ્થાપિત થાય હવે અત્યારના વ્યવહાર માર્ગમાં આચાર્યપણું જે છે તેમાં વ્યવહારમાં પણ એ કશાયો એટલા નબળા પડ્યા હોય મોડા પડ્યા હોય એવા સ્ટેજ પર આવે ત્યારે અમુક જણને આચાર્ય પદ અપાય છે પરંતુ આજે ગચ્છ સાચવવા માટે આચાર્ય પદ અપાય છે એ વસ્તુ જુદી છે એ પરંપરા છે એ પરંપરા સચવાતી જાય કે એક આ ગચ્છની પરંપરા છે આ ગચ્છની આ ગચ્છ જુદા જુદા ગચ્છની ગચ્છાધિપતિઓ હોય અને એમના આચાર્ય એ તેમની હાજરીમાં કરે આવું બધું છે એટલે આચાર્ય યથાર્થ ફક્ત આજે આપણાથી બહુ નજીક સિમંદર સ્વામી ભગવાનનું મહાવીર ક્ષેત્ર ત્યાં આગળના આચાર્ય યથાર્થ હોઈ શકે બાકી આખા મૃત્યુલોકમાં ક્યાંય પણ ના હોઈ શકે એક્સેપ્ટ પાંચ આ વિદેહ ક્ષેત્રોમાં મહાવિદેહ ક્ષેત્રોમાં સમજાયું ના પાંચ ભરત ક્ષેત્રોમાં ના પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પણ પાંચ મહાવીર ક્ષેત્રોમાં જ હોઈ શકે કે નમો વારિયાણ નમો ઉજાણ પણ એવું જ છે અને નમો લોહી પણ એવું જ છે પરંતુ અહીંયા કળિયુગમાં આપણે દ્રષ્ટિ પ્રાપ્ત હોય તેમાં આ આચાર્ય પણ કોને કહે તો કે અંદર આજ્ઞાધર્મની સ્થિરતા સ્ટેબિલિટી કે જે કરીને એમને આજ્ઞાધર્મમાં રહેવું ના પડે એ આજ્ઞાધર્મ કરીને સહજપણે એમને જીવન ચાલતું જ જતું જાય આજ્ઞા તો કેવળ જ્ઞાન થતાં સુધી છેલ્લા ચરમદેહમાં કેવળ જ્ઞાન થઈને સિદ્ધ પણ મુક્તિ થશે ત્યાં સુધી રહેવાની છે છેક છેલ્લે સુધી છેલ્લી ભૂલ દાદાએ કહ્યું છે ભાંગશે દેખાશે અને વિદાય લેશે અને કેવળ જ્ઞાનનું ખુલ્લું થવું બે એક સમય વાળા છે શું કહ્યું જે સમયે છેલ્લી ભૂલ અને એની વિદાય લે છે તે સમયે કેવું જ્ઞાન ખુલ્લું થાય છે હવે એટલે આના પરથી ના સમજીએ કે આજ્ઞા ધર્મ એનું મહત્વ શું છે આપણે કયા પોતાના એના પર આપણે રહી શકીશું બેહરાનજી નહીં બોલો બોલો ને મોટેથી હા અમે પોતાની રીતે કયા કેટલું રહી શકીશું જે દાદા ના રહ્યા તો આજ્ઞા ધર્મ કરીને જ રહી શકાય એવું છે આ શું કહ્યું આજ્ઞા ધર્મ કરીને જ પરંતુ ક્યાં સુધી જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી છેલ્લા શ્વાસ અત્યારે તો આ શ્વાસ ચાલે છે આપણે હકદાર છીએ આગળનું તો આપણે હસ્પોન્સ હજી જેટલા હકદાર હશો ને થયો હશે ને એટલે ઓટોમેટિકલી તમે તમારો ફસાઈ જશો એટલે આ ભૂની કિંમત છે આ ભૂની કિંમત છે અને આ બધાને આપણે સમજ સમ્યક રીતે આપવાની છે સમજાય છે તરુ હોય બોલે આપણે શોભના બોલતી જ નથી પ્રવીણભાઈ તમે શું કહો છો એટલે પ્રવીણભાઈ જસભાઈ તમે શું બોલો બોલો ને મોટેથી તમારો અવાજ મોટો છે તમારો આ બરોબર આ કોણ પેલા શું કહેવા માંગે છે કહો કોને હાથ ઊંચો કર્યો ત્યાં બેઠા છે એમાં ચંદુભાઈ બોલતા જ નથી કશું મોટેથી બોલો ને હવે પખારીને અરે મોટેથી બોલો આપણે કહ્યું એમ છેલ્લી ભૂલ દેખાય ત્યાં સુધી બસ ના ના આ ભાવમાં છેલ્લા શ્વાસ સુધી એવું કહી દેવાનું એટલે પછી છેલ્લી ભૂલ દેખાતી તમને સફાઈ જશે જાઓ હું ખાતરી આપું દાદા દાદાએ આપેલી ખાતરી છે બધી મારી નથી પરમ તાકાત હતો વાત બહુ જુદી સમજવા જેવી છે ભવ ભવ બહુ સચવાવો જોઈએ હમ આ ભવના ભવના નાટકોમાં એ બહુ સમજવાનું નથી સમજાયું અહીંયા જ ક્ષણે જ આમાં રીતે એટલે આ રીતે આપણે દ્રષ્ટિ પામેલાઓમાં પણ આ પદ હોય આચાર્ય ત્યારે એક જ હોય અને બે હોય ત્યારે બધાને બે બે દ્રષ્ટિ જાય આમ તમામ આમ ત્યાં કરે કેમ આમ કરો છો નવ આપતા પુત્રો નવ આચાર્યો થાય તો પણ એકબીજામાં એ દર્શી આમ એમ નહીં થાય કે મને આ નહીં મને તો આ મનેશભાઈને જ ગમે છે મને બિહારીયાને એ બહુ સરસ સમજાવે છે એ તો પૂતગલો જુદા છે શું કરશો અગિયાર ગુણકર હતા ભગવાન ભગવાનના અગિયાર હતા સાહેબ છતાંય પ્રમાણ કોનું ગૌતમ સ્વામીનું ચાલતું હતું આવું વાત કરીએ એવું કહ્યું અક્રમ માર્ગમાં નથી અક્રમ માર્ગને આ રીતે સમજ્યા છીએ આપણે કેમ હસો છો હે આ બે આંખો છે ને બે આંખોથી જોઈએ છીએ પણ જોવાથી વસ્તુ તો એક જ દેખાય છે ને કે બે દેખાય છે તમને કે બે મુકુલ દેખાય કે એક દેખાય ના ના એ શું વાત કરો છો અને બે દેખાતા શું થાય તમારી હાલત આ હાજો કા હાજો હાજો કા હાજો હે પેલી એક આંખથી બે દેખાય છે દિવ્ય ચક્ષુ થી એક આંખથી બે દેખાય શું બે દેખાય છે relative viewpoint real viewpoint એમાંથી એક બે દેખાય છે ખરું પરંતુ એક દેખાય એવી રીતે બે દેખાય છે એટલે એને દિવ્ય ચક્ષુ કહ્યું એને એક આંખ કહી એટલે એક આંખ તો બહુ જુદી વસ્તુ છે એક આંખ તો બહુ જુદી વસ્તુ છે એ આંખ શરૂ થઈ જવા માટે આ બે આજ્ઞાઓ છે એટલે એ આંખ હજુ એક સરસ થઈ જવું કે કેવી વાત છે તો શિવજીનું નેત્ર કહેવાય એ દાદા ભગવાનનું નેત્ર કહેવાય એટલે ના સમજાયું એક થઈ જવા માટે બીજું શું તક તમે કેટલું થયા છો કહો મને ચાલો આ પરીક્ષા નથી આ તો ખુલ્લા થવા માટે પણ જાણવા માટે જ હોય આપણે તો તમે મને પૂછી શકો હું તમને આપણે બધું ઓપન ખુલ્લું હોય એમાં તો ના સમજાયું આપણી સમજ નહીં રાખશો એક આંકડો થઈ જવા માટે પછી એકત્વ એકત્વમાં પડી જશો તમે એકાંતિક થઈ જશે આ માર્ગ વિતરાગોનો માર્ગ આજે બધાને માનનારાઓ ના માનનારા બધાને એ આખો માનનારો છે એટલે એને કોઈની વિચારસરણી કોઈની વિચારધારા કે કોઈનું હવા ગમે તેવું હોય એને કોઈનામાં એ આ કે તે એવું ના કરી શકે તારી એ કાંકની સવાલ છે કરી જ ના શકે એ તો છેલ્લું હજુ ભૂલો જ દેખાડો અજમત વાત કરી કે છેલ્લી ભૂલ દેખાશે ત્યારે એ ખુલશે અને નહીં ખુલે ખુલી ગઈ છે ખરી પણ ખુલે એને વિકાસ પામવાનું છે હવે તો હવે નહીં સમજ્યા મને સમજાવે એટલું કહું ભાઈ હા મારી ભૂલ હોય તો કહો ભૂલ હોય તો કહો શું કહ્યું છે પણ વિકાસ હા અમે કહી ના શકીએ કે અમારે આટલું આમ થઈ ગયું છું ના બોલાય અમારે સ્વપ્નમાં ના આવે એમ શું કહ્યું થઈ ગયું છે ના બોલાય બસ આટલી જ વાત છે હું શુદ્ધાત્મા છું એ રિયલ વ્યૂ પોઈન્ટથી છું એ એની વાત છે કે ક્યારે કે વ્યવહાર અસ્તિત્વ છે બધું ઘુસાતું જાય ત્યાર પછી થશે એમ કેમ થશે અવલંબન છે એટલે શુદ્ધાત્માનું ના ના એવું નથી ભાઈ આજ્ઞાનું અવલંબન છે તે આજ્ઞા શું છે નિરાલમ છે એ નિરાલમ સ્વરૂપ તમને કતાર લઈ જાય છે એટલે અત્યાર તો તમારી એક માણ શબ્દ ના નીકળે આપણી સમજથી કોઈ અળકાળવો જ નહીં આવી રીતે આજ્ઞાની બાબતમાં હા વ્યવહાર વિજ્ઞાનથી કરો તમે વાત બે આ દ્રષ્ટ કરો વાત વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ પરંતુ નિશ્ચય વિશે બધે કરી શકશો તમે વાત બોલો વિશાળ જગત છે હા આપણે સમજતા હોય મહાત્મા એમ જ કહું તો બરોબર છે એનો વાંધો નથી તમને બોલો ચાલો તમે બોલો મહેશ સાહેબ કેમ જવાબ નથી આપતા સમજણ ના પડી એટલે સમજાવો તમે કહો મોટેથી બોલો ચલો તમે સમજાવો ચલો એમને જેમને નજીક પડ્યું બોલો જો ટાઈમ થાય છે આપણો તો ટાઈમની કિંમત સમજાય છે કે નહીં સમજાય તો પછી આવો છે ફટફટ બોલતા જાઓ તમે આપણા મળી તમારા બોલો કે મને સમજ ના પડી શું સમજ ના પડી તમે ક્યાં હતા ના હું એમને પૂછું શું સમજ ના પડી એમ સમજ ના પડી ના શું પૂછે છે એ એવું બોલાય જે ના પડી હોય તો કોને શું મહાત્માઓ સાથે પાંચ આજ્ઞાની નહીં તો તમે આવી રીતે સમજાવો છો એવી રીતે હું કેવી રીતે સમજાવું હા તમે કહું ને એક જ છે ને આવે તો દ્રષ્ટિ ના તો સિમિલી આવીને બે આંખથી એક દેખાય છે ને પેલી એક આંખથી બે વસ્તુ દેખાય છે બે આંખથી એક દેખાતો કલ્યાણ થઈ ગયું ને પણ દાદાજી એ તો ખાલી સિમિલી આપે છે સિમિલી આપે સિમિલી આપે ને એટલે તરત બોલ્યા પેલું બે ને એક કરવા માટે સિમિલી આપવા માટે બોલ્યા જગવાદસ્તીની આજ્ઞા સાચી છે કે ભેદ મટે બધો શું કહ્યું ભેદ મટે અને ભેદવાળું જોઈને ભેદમાં બધું ભેદવાળું દેખાય છે ભેદ મટી જાય એ ક્યારે મટે વ્યવહાર આજ્ઞાથી નિશ્ચય આજ્ઞા સાથે નિશ્ચય આજ્ઞા સાથે વ્યવહાર ત્યારે તમે એક આંખની પેલું કહો એટલે પછી એમાં બધું સમય જશે એ તો પેલામાં તો તમે અમુક જ આટલું જ રહેશે હવે નહીં સમજે હજુ સમજાય તો ગયું પણ એક આંખને હવા અર્થમાં ના લેશો સમજીને અરે આ તો એક આંખ શું કહેવાય છે કે વિતરાગ આંખ કહેવાય છે એને તમે વિતરાગની ભાષામાં કહો છો વિતરાગની જ ભાષામાં હા ચાલો પેલું તો વિતરાગની ભાષામાં વાત કરી શકશો એમ પાંચ આજ્ઞા પૂર્તિ કરાય ને દાદાજી હા એટલે મેં કહ્યું છે એટલે વ્યવહારે નિશ્ચય બે વાત કરી એટલે પણ બીજા બીજા ઘણા મળશે તમને તો એકલા મહાત્માઓ હોય તો હજુ નિશ્ચયથી વાત કરી શકાય પણ જ્યારે વ્યવહારમાં આપણે બેઠા હોય બીજા નવા નવા મળતા હોય ત્યારે બે વ્યૂ પોઈન્ટ સાથે જ વાત કરવી પડે તમે મોટા માસ્ટર છો તમારે બધાને વાત કરવી પડશે એ તો ધીરે ધીરે શીખાશે <laughs> વાત સમજવાની છે મહેશભાઈ વાત સમજાય છે વાત સમજવાની છે એટલે હું કંઈ જાણતો નથી એવું ક્યારે રહે ક્યારે રહે આજ્ઞાધીનને આજ્ઞામાં રહેલો એ તો બોલશે નહીં આ જાણી લે આ જાણ્યું પોતાને જાણેલું નહીં કહીએ સમજાયું હશે તો કામ કરશે એટલે સમજણ બધી પચેલી જે બીજાને કામ લાગે હમ હવે એનું કંઈ એનો માપ જો કરવા જવાના શું સમજણ પચેલી નહીં એ તો કુદરત બધું થયા કરશે સમજાય છે કે હા એટલું હવે આ બધા ગયા આપતા પુત્ર બહાર જાય છે તો બધા મળે છે ને બધા હમ તે વ્યવહાર મળે બધું શીખવાનો મળે છે કે નહીં એ વ્યવહાર જ શીખાય બીજું કશું જ નથી એનાથી એક આંખથી આપણે કોઈને પણ કહેવા જઈશું નહીં થઈ શકે કમલેશાનંદજી સાંભળજો જરા શું લાગે છે તમને બે વ્યૂ પોઈન્ટ છોડો બે વ્યૂ પોઈન્ટ કોને કહેશો તમે બીજા બધા કઈ વ્યૂ પોઈન્ટની વાત કરવા જવાના છો બોલો નિશ્ચય દ્રષ્ટિ રાખીને વ્યવહારની વાત કરવાની હા પણ એ ક્યારે થશે અમારી જેટલી પાછી થઈ હોય એટલું કહેવાય જેટલો વ્યવહાર તમારો પચ્યો હશે વ્યવહાર દ્રષ્ટિથી આપતા પુત્ર છું એ નહીં ચાલે ના શું ના કે છે અને તમે રાખો છો બોલો બોલો બોલો આપતો પુત્રો છે એવું શું કહ્યું હું આપતો પુત્ર છે રીતે ચાલશે વ્યવહાર દ્રષ્ટિથી હું આપતો પુત્ર છું દ્રષ્ટિથી આ વાત છે એ વાત છે એ તમારા માટે આપતા પુત્ર છે અરે બધા તો વિનય કરે જ ને પણ વિનય ક્યારે કરશે હું સમજજો વાત સમજાય છે મારી વાત કહેવાની દાદાએ તમને આ જવાબદારી મૂકી આમાં મૂકેલા છે પરંતુ ભારમાં મૂક્યા નથી તમારા માથે ભાર રાખ્યો કોઈએ આ વાત સમજવાની છે બીજા વિનય કરશે અમારે શું કરવાનું પરમ વિનય કરવાનો બધા આપતા પુત્રો સાથે બધા આપતા પુત્ર સાથે બધા આપતા પુત્રો સાથે કોઈ પણ આપતા પુત્ર તમારો વિનય કરે તો એનો તમારે પરમ વિનય કરવાનો હા એ જ હું કહેવા માંગતો પરમ વિનય કરવાનો કરો છો ને બધાની જોડે હા તો પછી વાંધો નહીં કહો તો લો આ તો ઉત્કૃષ્ટ પુત્ર થયા તમારે બધા ગુરુ બનાવવા પડશે એમને ચાલો બીજું વિનય કેવી રીતે કરવાનો તમે મારા પરમ ઉપકારી છો એટલો એ તો બોલવાનું નહીં બોલે તો પાછી બહુ મુશ્કેલી થઈ ગઈ હા બોલે તો ઉપર મુશ્કેલી પડે તમારે કોઈ માથે ચડી પડે તો શું કરશો માથે ચડે તો સારું મહેસાણી જોડે મજા આવે છે ના બહુ દિલના ચોખ્ખા છે આ દિલના ચોખ્ખા સર આટલી વાત થાય મારાથી એ તો મારે આ બધા થાય નહીં ને ભાદરણ ના છે કે જીવું દેવું પાણી છે અમતા દાદાએ એમને સિલેક્ટ કર્યા છે આ બધાએ કહ્યું છે કે એમને જોડે જોડે રાખજો કે છે જોડે રહેવું પડે એવું <laughs> ના એટલે મને છે આનંદજી કહે છે કે ના હું જોડે મિશ્રત રહું છું એવું કહે તમે એવું કહો છો મેં બાપજીને કહ્યું છે જોડે જોડે રાખજો તમે મને જોડે જ રાખો રાખો છો નથી રાખતા એ મને જોડે જ રાખે હું નથી રાખતો મેં તો સાહેબ પાક્કા થઈ ગયા છે આછા પુત્ર ચલો કઈ નહીં સુડતાલીસમું પદ અરે સૂત્ર શરીર છે ત્યાં સુધી શક્તિની આરાધના જોઈશે પણ હું શુદ્ધાત્મા છું એ સભાન એટલે કે બેભાનપણામાંથી નીકળી અને સભાન થાય ત્યાર પછી મૂળ શક્તિ ખીલે એને પ્રજ્ઞાશક્તિ કહે છે પણ પ્રજ્ઞાશક્તિ ના ખીલે ત્યાં સુધી શક્તિની આરાધના કરવી ઘટે એટલે પ્રજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ પણ પ્રજ્ઞાની શક્તિઓ બધી વિકાસ થવી જોઈએ બધી સ્વીકાર એ પ્રજ્ઞા તો કેવળ જ્ઞાનમાં પરિણમી શકે એવી છે સ્વયં નામે શક્તિ એવી નથી પરંતુ એ એટલું ઉત્કૃષ્ટ ઉપેય સ્વરૂપ ઉપાય છે શું કહ્યું સાધ્ય સ્વરૂપ સાધન છે શું કહ્યું સાધ્ય સાધન છે એ તો કારણ કે સાધ્ય થઈ ગયા છીએ આપણે અને એમાંથી એ મૂળ શક્તિ ખુલ્લી થઈ છે કે એને આદ્યા શક્તિ કહી શું કહ્યું ઓય આદ્યાશક્તિ કોણ પૂછતું હતું તો પછી સાંભળે શું એને આદ્યાશક્તિ કહી એ પ્રાગના શક્તિને આદ્યાશક્તિ કહેવાય સમજાયું અને આદિ પુરુષ એવા આપણને મળે નહીં આદિ પુરુષ એટલે કે આખી પુરુષોની દુનિયામાં પુરુષો એટલે કે માનવ માનવ શરીરની દુનિયામાં માનવોની દુનિયામાં માનવ માત્રને હું મનુષ્ય છું માણસ છું માનવ છું એટલી સમજણ એમનાથી જ મળે બાકી નહીં મળે તે આપણા આજના ધર્મમાં પણ આપણે બધા પામ્યા છીએ બધામાં જો દાદા ભગવાને આ ચંદ્રકાંતભાઈની અમને સમજ અમે કહીએ છીએ તમને એમના વાક્યો શબ્દો કે જો દાદા ભગવાનથી આપણે બહુ સારામાં સારું સુંદર અને પ્રાથમિકતાએ આપણને જ્ઞાન પ્રાપ્ત થયું તે કે હું માણસ છું એમાં લાવી મૂક્યા માણસ આ એમનું કહેવું છે ચંદ્રકાંત એમને એવી સમજ આવી હવે આજે આપણે બહુ વિકાસ થયો હોય તો આપણને કદાચ ના હોય નહીં કેમ વિચારો છો હું માણસ છું માણસ એટલું કંઈ એ સભાનતા થઈ ગઈ બહુ મોટી હું માણસ છું એ સભાનતા થવી જેવી તેવી વસ્તુ નથી ચંદુભાઈ તમે સમજાય છે હવે આજના બુદ્ધિના જમાનામાં તો આ વાત તો બહુ આકરી લાગે શું કહો છો હે અને છતાં રોજ બરોજ બધા વ્યવહારમાં શું જુઓ છો તને હું માણસ છું એ જુઓ છો કે માણસના દેહમાં કંઈ બીજી રીતે હોય છે બોલો ને સર મોટેથી બોલો તમારો અવાજ મોટો છે બાજરીના મોટો મોટો બોલો અરે મોટેથી બોલો ને બોલ્યા આગળ મોટેથી હા હું માણસ છે રહેવાતું નથી હે હું માણસ છે રહેવાતો તમને નથી પૂછતો હું સામાન્યપણે સમજવાનું હું માણસ છે એવું આપણને ભ્રમ થઈ જાય સારું કહેવાય ને શું વાત કરો છો અત્યારે વ્યવહાર વિજ્ઞાન આપણું કામ કરાવો આ કામ કરવા દે છે બહુ મોટું છે હે શું કહ્યું બોલો બોલો બોલો સુરથી બોલો એટલે કે હું માણસ છું એ એવું ભાન કેવી રીતે વ્યવહારથી વ્યવહારથી વ્યવહાર વિજ્ઞાનમાં પશુ નથી પણ દાદા કહેતા હતા ને કે દેખાય છે પણ લક્ષણો પશુના છે ખાલી ફોટો પડે છે માણસનો એટલા માટે હવે માણસ દેખાય માણસ સ્વરૂપે એવા માણસના ગુણ બંદર વિકસવા જોઈશે એ વિજ્ઞાનથી આપી શકો માણસો આ જમાનામાં આવો બુદ્ધિશાળી જમાનામાં ના વિજ્ઞાનના ખીલેલા જમાનામાં ભૌતિક વિજ્ઞાન એમાં આટલું ખબર ના પડે બધું દાદાજી કહેતા હતા ને કે ઊંચા પ્રકારનું ક્રમિક માર્ગ આપતા પુત્રો થકી એવું નોટેડ કરેલું એના વિશે તમે નોટેડ કરેલું નોટેડ એટલે શું કે આપતો પુત્રો થકી દાદા જ્ઞાનીઓ જાણવા માટે જ્ઞાનીઓ છો ને ના એવું નથી હું જાણવા માટે પૂછું છું ના ના જાણવા માટે એટલે કે દાદા ભગવાન શું કહ્યું અમે અમારી પાસે જ્ઞાનીઓ મૂકી જવાના છે જ્ઞાનીઓની વંશારીઓ મૂકી જવાના છે કોઈ જગ્યાએ આમ કહ્યું કોઈ જગ્યાએ એ બધું ઘણા શબ્દો છે એ નિમિત્ત નૈમિતિક શબ્દો છે દાદાની કોઈ પણ વાણી જો એને નિશ્ચય સ્વરૂપ લેશો તો માર ખાઈ જવાશે ના નિશ્ચય સ્વરૂપ નહીં દાદાજી દાદાની વાણી સમ્યક સ્વરૂપે લેવી પડશે હા એ બરાબર પણ આ ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ એ સમજવાનો હોય ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ એટલે સૌરો ક્રમિક માર્ગ કયો સૌરો સૌરો સીધો સૌરો એટલે અત્યારે જે બધું થતું હોય એનું સમજણપૂર્વકનો બધો વ્યવહાર થતો જતો જાય એ જ માનવ ધર્મને માનવ મનુષ્ય તરીકે સમજાવવાનું હોય ને તાર મનુષ્ય તરીકે હું માણસ છું એટલી સમજણથી એટલો વ્યવહાર જાય તો સારો થયો ને એ ઊંચા પ્રકારનો ક્રમિક બીજું કયું તારે એટલે હું આ જ વાત સમજવા માંગુ મારામાં પશુદાન પશુદાન જેવા ગુણો કામ કરતા હું માણસ છું માણસ જેવું કેવી રીતે બની શકશે ના બને આટલું જ સમજવાનું છે માણસના ગુણો છે પશુના ગુણો છે નથી બોલો ને હા અને કોઈને ઊંધું કરવાના એટલે નરક જવાના એ ગુણો છે પણ કોઈને ઓબ્લાઇઝિંગ નેચર એવો હોય કોઈ કોઈ હોય બધા આપણે બધામાં ઘણા હોય બધા સમજો એવા ગુણો છે એટલે ઉર્ધ્વ થાય તો અમુક શક્તિ પ્રમાણમાં થાય કળિયુગમાં શક્તિઓ બધી લિમિટેડ છે બધાની ઊંધો થાય તો એની લિમિટેડ શક્તિઓ છે ઉપર જવાતું નીચે નથી જવાતું જુઓ ને બધું કેટલું નીચે જાય તો બહુ તારે એટલું તાકાતવાન એવું મોટું છે નહીં કે ત્રીજે ત્રીજે સુધી પહોંચી શકે પહેલાથી જ અંદર નીચે જવું મુશ્કેલ છે ને આ તો બધા નીચે બધા પેરોલવાળા બધા લોકો ઉપર જવાય નહીં ત્યાં શું થયું શું કરીશું આપણે તો મધ્યમાં જ રહો ને સિમંદર સ્વામી પહોંચી જાઓ ને શું કહો છો તમારા થકી ઊંચા પ્રકારનો માર્ગ અપાશે એ આપતો પુત્રોને કહ્યું એટલે અમે સમજવા માંગીએ છીએ વાત સાચી છે એ જ કહું છું ને વ્યવહાર વિજ્ઞાન એને કહ્યું વિજ્ઞાન એટલે શું કે જ્યાં જે જેમ છે તેમ એને સમજ આપે એને પોતાને પોતાની રીતે પોતાને માટે સમજ ખુલ્લી થતી જાય આ જે છે તે નથી સ્વરૂપે સમજાય તો ઊંધું જ કહેવાય કે નહીં પોતે છે માણસ તરીકે અને માણસ તરીકે મને મારી રીતે ના રે તો ઊંધું થયું કે નહીં એનું વિજ્ઞાન આપવું પડશે કે નહીં આ વિજ્ઞાન છે બહુ વિચાર નહીં થાય એ તો એ તો જેટલા મહેશભાઈ તમને ઓળખાતા જશે જણાતા જશે ત્યાં જ થશે દાશિવાય નહીં નીકળે ના સમજાયું હા એટલે એની પાછળ પડવાનું છે આપવા જવાનું નથી ઊંચા પ્રકારનું ક્રમિક માર્ગ આપવા જવાનું નથી એ તો તમે તમને જેટલા ઓળખાયા હશો એટલા તમે તમારાથી ઓટોમેટિક અપાતો જશે તમારા મહેશ કામ વચમાં આવશે જ નહીં હા એ તો સિદ્ધાંતિક વાત થઈ પણ વ્યવહારની વાત પણ વ્યવહાર સિદ્ધાંત ઉપર જ છે ને દાદા એક દાખલો આપેલો કે નથી ગમતો સત્સંગ ગમે છે નહીં સત્સંગ એટલે ભાઈ તમને બધા ગમે છે કે નહીં મેં તો સાહેબ ના કરીએ સત્સંગ બોલો દાદા ભગવાને એક દાખલો આપેલો બધા બોલતા કરો તમારા જીવન કેમ એ તો સહેજા સહેજ બોલે છે બોલવું હોય તો નહીં આપણે બિહારી ગમે એ વાત નહીં હા એ નિકાલસ સહજ પ્રકૃતિ એમની તો કે છે કે ઊંચા પ્રકારનો ક્રમિક માર્ગ એટલે શું કે તમારું જે વર્તન છે શું એ છોકરા તો ગમે તેમ ના બેસાય તારે જો પાછળ જોવાનું તારે હા પાછળ જોઈને બેસે આમ જો સાંભળે છે આગળ પાછળ જોવાનું નથી સંભળાતું ઓછું ના સંભળાતું ઓછું છે દેખાય છે તો સંભળાય છે હા કે છે સંભળાય છે મેં સંભળાય છે પૂછ્યું દેખાય છે નથી પૂછ્યું એમને દિનેશભાઈ તો ઓછું દેખાય છે એમાં શું વાંધો આવ્યો એટલે આમ રીતે એને બહુ પ્રયત્ન કર્યો ઉપાય કર્યો પણ નથી થતો હજુ ચાલુ જ છે એનો શું કહ્યું આપણે જે વાંચો ને કયો અચ્છા ના એ તો બરોબર છે એ તો સ્લીપ છે ક્લિપ છે ક્લિપ છે સ્ટિક વિઝનનો મુખ્ય અર્થ ઇન્ડિયાના પોલીસમાં આપણે સાયન્ટિસ્ટ જોડે આ જ કરેલો હું માણસ છું એ સમજતો તો હોલિસ્ટિક વિઝન સમજાશે એ તો બહારના દુનિયા માટે છે કારણ કે બધા કેટલા બધા વિદ્વાનો આવ્યા હતા ત્યારે વિદ્વાનોમાં તો એમની પોતાની વિદવત્તા છે એમની ભાષા છે આખી એટલે એમાં બેઝિક આ રીતે વ્યવહાર વિજ્ઞાનની વાત જાય અક્રમ વિજ્ઞાન આવી રીતે પ્રવેશ પામે છે એમને એમની ભાષામાં વાત કરીએ તો જ પ્રવેશ પામે નહીં તો ના પામે શું દિવસે કોઈ સમજી જ ના શકે આપણે જ આપણી ભાષામાં છે એવું ના કહેવાનું હોય એમાં હવે સમજ્યા તમને એવું છે તારે જેટલા તમે આ વ્યવહારથી ભૂસાયા હોય એટલા બહાર બધો વ્યવહાર તમને એ પ્રમાણે બીજા જોડે તમને ભેદ નહીં રહે પછી એટલો આપણામાં ભેદ ભૂસાયો હશે એટલો જ આપણું અભેદ સ્વરૂપ દ્રષ્ટિએ કરીને તમે કહો છો ને એક દ્રષ્ટિ ત્યારે એ વિતરાગ દ્રષ્ટિમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ એટલી ખીલી હશે કે જે ખીલીમાં આ વ્યવહારની બે આંખવાની દ્રષ્ટિ છે તે વ્યવહાર દ્રષ્ટિ તો બે જ દેખાડે આ તો એક મેં જુદી રીતે કહ્યું તમને તોય એવી બે આંખો છે તો પણ જો પ્રસાદ જાતે વધારે લેવાઈ જાય તો એને બે નથી દેખાતું આમ થાય છે નથી થતું તો પછી ક્યાં એક રહ્યું એમાં મેં જુદી રીતે જ કહ્યું <laughs> કઈ રીતે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને real viewpoint relative viewpoint વાળું તો પ્રસાદ વાળું લીધેલું છે પ્રસાદ ના વાળું એ હોય બે હોય શું પ્રસાદ વાળું ને પ્રસાદ વગરનું પ્રસાદ વાળું ને પ્રસાદ વગરનું એટલે મહાદેવજીનું હા મહાદેવજી કે એવી રીતે ભાદરમાં બહુ પ્રખ્યાત હતી એ તો ખરેખર لگتی نیچے چاڑی تو لے گئی چاڑیتا خبر پڑتا ہے میلی حقیقت مہاتم دادا نے اڑکیلا ہم جی સમજાય છે એમાં કોઈ ભૂલ નથી કરી કોઈએ પણ થાય છે જુઓ અને એવામાં દાદા સત્સંગ નીકળ્યો તો સત્સંગ વાણી ભારે થઈ ગઈ વાણી પણ સત્સંગ સિદ્ધાંતિક પણ એ તો એમનું સમજ પુરુષનું કામ છે સમજ પુરુષ હજુ આ વગર પ્રસાદે આપણી આંખો ભેદ બધે જોતો હોય તો શું કરીએ તમને કેટલું ભેદ વગરનું દેખાય છે મને કહો બધે વ્યવહારમાં વછવાતો હા બધું જ ભેદવાળું દેખાય છે જેટલી આ બે આજ્ઞા પાડીએ છીએ એટલું જ ભેદ વગરનું સમજાય છે ને દેખાય છે બાકી ભેદવાળું જ દેખાય જે આજ્ઞા એપ્લાય નથી કરતા ના તમને તમને કહું છું મારી જ વાત કરું છું કે હું આજ્ઞા એપ્લાય એવું બને છે એમ કે હા એવું જ બને છે બરોબર છે એ તે આ જ વાત સમજવાની છે આ જ વાત સમજવાની છે આપણે મહેશભાઈ જોડે જેટલા બરોબર પદ્ધતસર આજ્ઞાધર્મથી રહીએ એટલે હું આપતા પુત્ર છે એવી રીતે ના રહેવાય શું કહ્યું બીજો મારો એક પ્રશ્ન હતો કારણ કે તે વખતે તમને ભેદ નહીં રહે તમને બધા માન આપશે ઊંચું સ્થાન આપશે બેસાડશે તો તમે ચડી નહીં જાઓ વ્યવહારમાં તો આપતો પુત્ર તરીકે એસ્ટાબ્લિશ થયા છે તો પછી એ તો તમે મહેન્દ્રી થયેલા છે હું નહીં તમે તો બધા એસ્ટાબ્લિશ થયેલા જુદા જ છે સરખા જ છે ને બધા એમાં કેમ ભેદ છે તો એનો કા વાંધો આવ્યો એ તો વ્યવહારની વાત થઈ હું વ્યવહારથી જ કહું છું વ્યવહારથી બરોબર છે તમારી વ્યવહાર વસ્તુ જુદી રહી નિશ્ચય તો વ્યવહાર બહુ જુદી રહી વસ્તુ કેવી રીતે બધામાં થયા આપણે રહેવું તો આપણા પર છે ને તમારા પર નથી અમારે કેવી રીતે રહેવાનું તો પછી મહાત્મા જોડે આ રીતે જ રહેવાનું હું આપતા પુત્રો છે એ રીતે હા વ્યવહારથી વ્યવહારથી કેવી રીતે ચડી નહીં બેસવાનું વ્યવહારથી હા વ્યવહારથી નિશ્ચયથી નહીં નિશ્ચયથી તો એમનાય શિષ્ય નિશ્ચયથી એમનાય પણ શિષ્ય એ અંદર રહેવું જ જોઈએ જોડે જોડે એ કેવી રીતે રહેવાનું એટલે શિષ્ય ભાવે હું આપતા પુત્ર છું શિષ્ય ભાવે હું શુદ્ધ આપતા પુત્ર છું એ બોલો શિષ્ય ભાવે હું આપતા પુત્ર છું હા એ વ્યવહારથી કહ્યું મારાથી હું કોઈનો ગુરુ નથી હું કોઈનો ગુરુ નથી વ્યવહારથી વ્યવહારથી પરંતુ પરંતુ હું બધાનો શિષ્ય છું હું બધાનો શિષ્ય છું વ્યવહારથી વ્યવહારથી વ્યવહારથી બધાએ વ્યવહારથી બધાએ મને મને ઊંચા સ્થાને બેસાડ્યો ઊંચા સ્થાને બેસાડ્યો અને મારી પાસે સત્સંગ કરાવે છે સત્સંગ કરાવે છે તો પણ તો પણ હું હું વ્યવહારથી વ્યવહારથી બધાની વ્યવહારની નજરોમાં બધાની વ્યવહારની નજરોમાં દેખાવ કે સમજાવું એ રીતે નહીં દેખાવ કે સમજાવ એ રીતે નહીં પરંતુ પરંતુ હું મારી અંદર મારી અંદર નક્કી સ્વરૂપે નક્કી સ્વરૂપે અને સમજ સ્વરૂપે સમજ સ્વરૂપે ખુલ્લો થઈ જવું ખુલ્લો થઈ જવું એવી રીતે એવી રીતે બધાનો જ બધાનો સત્સંગ કરતી વખતે સત્સંગ કરતી વખતે શિષ્ય ભાવે છું શિષ્ય ભાવે જ છું અને અને આપતા પુત્ર મહેશભાઈ નો પણ આપતા પુત્ર મહેશભાઈ નો પણ એ પણ એ પણ મારા એ ગુરુ નથી એ મારા શિષ્ય ગુરુ ગુરુ નથી પણ શિષ્ય છે શિષ્ય છે કારણ કે હું છું કારણ કે હું છું એ હું છું એ આપતા પુત્ર નો એ હું છું એ આપતો પુત્ર નો એ તો દાદા એ કોણ દાદા દાદા આ તમારે ગોઠવવાનું આવું બધું વ્યવહાર નિશ્ચયનું કયું ગયું પછી <laughs> આજે આ વ્યવહાર નિશ્ચય આવી ગયો નાખો નિશ્ચયનું હું હું છું એ નિશ્ચય થઈ ગયો હા એ બાકી બધો વ્યવહારનો ભાગ કરી નાખ્યો એની લાંબુ ડેફિનેશન હું નિશ્ચય છું એનું આખું ગોઠવણી કેવી રીતે કરવાની મેં કહ્યું હું છું હું છું આટલું જ તો જ આ મહેશભાઈ મારી જોડે શિષ્ય ભાવ રહી શકે ને મહેશભાઈ કોનો શિષ્ય મારો જ ને મારો શિષ્ય બોલો બોલો મહેશભાઈ એ જ મારો શિષ્ય અને હું નો ગુરુ એટલે કયો કયો હું ગુરુ તો કે દાદા કયા દાદા મારા ગુરુ સહજ સ્વરૂપ સહજ આત્મ સ્વરૂપ સહજ આત્મ સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એ કોણ તમે એ મહેશ કે હું <laughs> સહજ તો દાદા કે આ સહજ અને કરવાનું દાદા છે ને આપણી પંદર દાદા છે ને હા એટલે હું શુદ્ધાત્માથી થયું ને હા એ સહજાત્મા સ્વરૂપ એ તો સ્વભાવથી સહજ છે ને અને આ એ સ્વભાવથી સહજ નથી એ તો સહજ છે આ સહજ નહીં ને ના એટલા માટે પેલા ગુરુ થયા કે નહીં હા એ સહજ સ્વભાવથી સહજ છે તો આપણા પરમ ગુરુ એ પરમ ગુરુ એ ખીલ્યા પછી એ ખીલ્યા એટલે આ વ્યવહારથી શિષ્ય મહેશ છે એ લઘુ થતો જાય એ લઘુ થતો થાય ઓટોમેટિક થાય અને બહાર એને દેખાડવાનું નથી બહારને સમજાતું જશે બધા બહાર તો ફૂફાળો મારવાનો જ છે ના બહુ સીધા છે એટલે હું વાત કરું છું બહુ દિલ સારું છે એમનું બહુ દિલ સારું છે એટલે આ તો સારો સત્સંગ કહેવાય બધાને લાભ કર્યો સત્સંગ કહેવાય બધાને લાભ મળે આ તો હું તો કહું છું આપતો પણ મારા પરત બહુ લાભકારી થઈ પડે એવો છે બહુ સુંદર હજુ અંદરથી સીધા પડવું નથી દાદાજી ના એ તમે ચિંતા ના કરો મારી પાસે આયા કરજો તો બધું ફટાનું કરી દઈશ ચાવીએ ફેરવી દઈશું બધી મળતા રહો શું કહ્યું પૂછતા રહો વાત કરતા રહો બધું તમે તમે કંઈ મારા ભૂલ દેખાય તમારે બતાવી દેવાની પણ તમારી ગુણ બતાવી જ નહીં પણ આમ આવું હોય મારી બતાવો ના પણ વિજ્ઞાનથી જ મારે તો વાત કરવી પડે વિજ્ઞાનથી ભૂલ બતાવજો ને <laughs> વિજ્ઞાનથી ભૂલનો ઈશારો થાય તો સીધું બતાવાય નહીં દાદા બતાવતા હતા અમારી ભૂલ એટલે સીધી જ એ સત્સંગ જ એવો છે સત્સંગ જ એવો છે સત્સંગ એવો છે સત્સંગને કેવી રીતે કહ્યો કે કોઈને સીધું ના કહેવાય વ્યવહારથી કહીએ તો તારે જ એને પહોંચે નહીં તો પહોંચે એવું નથી સીધું તો નગ્ન સત્ય કોઈને પહોંચે એવું નથી અને કોઈ સ્વીકારી શકે એવું પણ નથી આ કાળ એવો છે કોઈની તાકાત નથી તો દાદા તો અમને સીધું જ કહેતા હતા દાદાએ સીધું કહ્યું જ નથી તમને જરાય નથી કહ્યું અંદર લાકડું માર્યું મૂકી અને પછી આમ ટકોરો માર્યો છે પણ તમારા બધા ભાગ એવો જ નહીં આવેલો પણ થોડો ઘણો આવેલો જરૂર આવેલો સમજાયું એવું આવેલું અમને ચોખ્ખું કહેતા હતા તમે તમારે જે વિષય સંબંધી દોષો થયા બધા લખી લાવો એ આડાઈઓ તમે ઘડ્યા છે ઘડતર કર્યું છે તમારું દવાથી ઘડતર કર્યું છે શું કહ્યું ઘડતર કરે આપણે સીધું વાસણ હોય એને ગોબા પાડે ને પછી એને તાકાત શક્તિ આવે ગોબા વગરના વાસણમાં તાકાત શક્તિ નહીં હોય જોજો ફગદી ગોળું ગોમો પડી જશે ઉડતો અને આમ એને ગળવા જાય ને અને ગળતી વખતે જો નીચે સપોર્ટ ના હોય તો ગોમો પડી જાય જતી તો ચંદ્રકાંત યાદ પૂછેલું દાદાને કે દાદા તમે આવું કહો છો મને કહો છો બધાની હાજરીમાં ભણી તમે ધોળ મારજે જા મારી આંખ જોજે કહ્યું છે એમને ફરી પહેલા પહેલામાં લે એટલે આવું દાદા હા હું તો પાપો પણ પડી જવું ગીરી જવું ના ના ભાઈ સાચા વૈદ કોને કહેવાય કે તમારા ક્રોનિક રોગને મારવા માટે કાઢવા માટે ઝેર આપી દે અને જોડે જોડે એ ઝેરનું મારણ પણ આપી દે અને કે આ લેજે અને એની ઉપર આ આનું અનુપાન સ્વરૂપે આ લઈ જતું શું કહ્યું અનુપાન કે છે મૂળ ઔષધ અને એનું અનુપાન કે છે આ વૈદક શાસ્ત્રમાં બહુ મુખ્ય પ્રયોગ છે આનો સમજાય છે પણ એ સાચા વૈદો છું બીજાનું કામ નથી આ આખી વૈદક વિદ્યા જાણતા હોય તો જ નહીં નહીં અને વૈદક વિદ્યા જાણનારા ક્યારેય પણ હું જાણું છું એવું નહીં હોય જોજો તો જે વિદ્યા સજાશે એમને એટલા માટે અશ્વિની કુમારને દેવોને આપણે દેવો છે એવા શું કહ્યું દેવું દેવું ખ્યાલ આવ્યો એટલે હું તો ભાઈ ઝેર આપી પણ શકે ને એનું મારણ પણ આપે એટલે અમે એવા કાચા નહીં તને પણ દઈએ અમે અમે નીચે લાકડું રાખીએ અને પછી તને આ ઉપાય આપી દે સોલિડ કડક ઉપાય કોઈને પહોંચે નહીં એવું મને આ તાર બધાને હાજરીમાં તો ઘરનો વડીલ મુકુટ બધાનો પડી અને મોટા મોટા આખા સિટીઓ ક્રીમ બધું બેઠું હોય અહીં હાજરી છો તમે ચોર છો ચા છો લબાડ છો આમ અને મારી આંખું જો છે હવે આંખમાં માપવાનું કોને આવડ્યું કોને આવડ્યું સમજાયું કે નહીં આંખમાં માપવાનું માપ આંખમાંથી નીકળે છે અને સ્થૂળ ભાવે વાણીમાંથી બહુલાતી વાણીમાંથી આ બે વસ્તુ છે આપણી પાસે સમજાયું એટલે તમને આ બોલાની વાણીમાંથી પ્રકાર કયો છે એનાથી તમે આપતપુત્ર છો સહી એવું બધાને એ રહેશે માણીએ પણ હજુ અંદર જવા માટે તો આંખો જ જોઈશે આંખો તો એમાં એટલી બધી સૂક્ષ્મતા છે આંખનું આ તમને સાદી આંખ દેખાય છે આંખના ડોક્ટરને સાદી આંખ દેખાય છે પરંતુ જે પરમાણુને બની છે એટલા બધા સૂક્ષ્મ પરમાણુઓ છે એનું માફ કરતા કોઈની તાકાત નથી તાકાત નથી એ સ્થિરતા પામેલા હોય અને એમની નજર દ્રષ્ટિની સ્થિરતા જોઈ શકતો હોય એનું જ કામ છે સમજાયું જીવની કડક કરે તો પણ એ બહુ મુશ્કેલ છે ભરતામજી સમજો છો મનીષાનંદજી સમજો છો મિનેશ આનંદજી તમે બોલો ને પણ પાછળનું લાઈટ તમને ખાઈ જાય મને દેખાતા નથી હા તમારું લાઇટ એટલું બધું હોવું જોઈએ કે પેલાને ઝાંખું પાડી દે હા જરૂર જરૂર પ્રસાદ તૈયાર છે વિધિ કરી કોઈ વિધિ કરી છે કરી દો કરી દો ત્રણ લાગે આપણે ત્યાં ત્રિમંદિર ત્રિમંદિર આજે સામાન્ય પૂરી અચ્છા બહુ સુંદર બહુ સુંદર હવે એક કામ કર અમને બે આટલા બધા અભ્યાસથી જોઈ લઈએ અને એસએમનું પછી લઈશું હજુ સત્સંગ થવાનો છે ચાર વાગે છે થવાનો તો અમે ચાર ચાર વાગે લો ત્રણ વાગે આપણે ભદ્રકારી આપણે જાહેર કરો અત્યારે બોલો બોલો બે બપોરે ત્રણ કલાકે ભદ્રકાળી માતામાં જે ત્રિમંદિરની સ્થાપના થવાની છે એનું ભૂમિપૂજન કનુદાદાજી અને બધા મહાત્માઓ હસ્તે થશે બપોરે આપતા પુત્રો તમારા હાથે કરાવો આપણે બધા જ છીએ સાથે એટલે બધા મહાત્માઓ સાથે ત્રણ વાગે ત્યાં ભદ્રકાળી માતાના મંદિરે પહોંચવાનું છે અને ચાર વાગે પાછો અહીંયા સત્સંગ છે ત્રણ વાગે ત્યાં પહોંચી જવાનું ત્રણ વાગે પછી આપણે સત્સંગમાં આવશું આ તો સુરેશભાઈનું છે તો હવે અને ત્યાંથી એ ભૂમિપૂજન પતી ગયા પછી અહીં આવીને ચા પાણી રાખેલા છે અને પછી ચાર વાગે સત્સંગ મહેશ આનંદજી વિધિ કરી વિધિ થઈ ગઈ તો આ વિધિ કોને કરી હા માઇકમાં બોલો બોલો બોલો વિધિ મહેશે કરી મહેશ આનંદજી બોલાય હા મહેશ આનંદજી તમે તમારો વિનય કરજો અભ્યાસ પડી ગયો છે <laughs> એટલે તમે વિધિ કરી વ્યવહારથી નહીં પણ નિશ્ચય એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ રાખી સાથે સાથે ખરું ને એટલા માટે શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આપણે બધા આ છે તેનો પ્રસાદ સ્વરૂપે બધા સ્વીકાર કરે દેવ દેવીઓ બધા એટલે કઈ આપી દેવાનું જેમનું જેમનું જે છે સમજો આ ચાર નિકાયના દેવ બધા પહોંચી જાય અને દાદાને કહેવાનું ને વૈમાનિક દેવો વિતરાગ દેવો અને નિષ્પક્ષપાતી દેવ આટલું કોને એટલે બધું અંદર આવી જાય વૈમાનિક જ્યોતિષ ભણવાસી એવું બધું બોલું નહીં દાદા એટલું બધું નહીં બોલું દાદા અચ્છા દાદા વૈમાનિક વૈમાનિક વિતરાગ વિતરાગ નિષ્પક્ષપાતી નિષ્પક્ષપાતી જ્યોતિષ દેવો જ્યોતિષ ભુવનવાસ ગૃહ ગૃહ નક્ષત્ર સૂર્યચંદ્ર તારાથી નવ ગ્રહો એટલું બધું લાંબુ નહીં યાદ રહ્યું નવ સૂર્યચંદ્ર ગ્રહ સૂર્યચંદ્ર તારાથી પેલું શું ગોખાઈ ગયું છે એટલે અને ભવનવાસી ભુવનવાસી પણ આટલું બધું નહીં બોલો એના કરતા નિષ્પક્ષપાતી અને વિતરા વિતરા બધું આવી જશે એમ કહેવા માંગુ છું હવે બધાને બધું ના ફાવે એ તો સમજ્યું વિધિઓ તો બહુ વિશાળ હોય છે પણ બધા જે સામાન્ય ભાવે બધી જતી હોય ને એટલી જ સમજાય એટલે બધું આવી જાય એમાં નિર્દોષતા થઈ જાય આપણી અને આહાર આપણો પ્રસાદ બને કારણ કે આનો સૂક્ષ્મ ભાગ બધો જ એમને જાય છે બધું આખો સૂક્ષ્મ ભાગ ત્યાં બધા મુખ્ય દેવો છે એમ બધું પહોંચી જાય એમાં આ બીજા બધા આવી ગયા પાછા સમજાયું કુદરતી છે જાઓ ચાલો જય સચિદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો પ્રસાદી બાજુમાં જે બ્રાહ્મણની વાડી છે ત્યાં પ્રસાદી રાખવામાં આવેલી છે બધા માટે આહારી માટે આહારી ને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર